પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રુતિમાં એમ કહ્યું છે કે અંતે યા મતિ સા ગતિ એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો જે શ્રુતિનો અર્થ ભાષે છે ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થશે અને તે પાપીનું શું કલ્યાણ થશે નહીં જ થાય ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું ચૌદમું વચનામૃતમ સમાપ્ત થયું સહજાનંદ સ્વામી મહારાજની જય આજે ચૌદમું વચનામૃત એનો જે બીજો પ્રશ્ન છે એમાં મુક્તાનંદ સ્વામીએ જ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ શ્રુતિ એવી છે અંતે યા મતિ સા ગતિ અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો આ શ્રુતિનો અર્થ ભાષે છે એવો અર્થ દેખાય છે મતિ રહે મતલબ સુરતા રહે અંતકાળે જો ભગવાનમાં મતિ સુરતા રહે તો ગતિ થાય એમ શ્રુતિ બતાવે છે અંતે એટલે અંતકાળે યા મતી એટલે જેવી મતી જેવી સુરતા સા એટલે તેવી ગતિ એટલે ગતિ તો શ્રુતિ એમ બતાવે છે કે અંતકાળે ભગવાનમાં સુરતા મતી રહે તો ગતિ થાય ભગવાન તરફ ગતિ થાય ભગવત ધામની પ્રાપ્તિ થાય અને જો અંતકાળે ભગવાનમાં સુરતા ન રહે તો ગતિ ન થાય તો પછી મહારાજ આજે ભક્તિ કરી એનો શું અર્થ રહ્યો બહુ મોટી વાત છે ને સહેજે ચિંતા થાય જ કે જો આવું છેલ્લે બગડી જ જવાનું હોય તો પછી આ બધા કાંસિયા કૂટ્યા એનો અર્થ શું જે તાળીઓ ફાટી જાય એવી ધૂન ભજન કથા વાર્તા કીર્તન કર્યું એ બધી જે ભક્તિ જરે એનો અર્થ તો કંઈ રહ્યો નહીં મહારાજ અંતકાળે જો આવું બનતું હોય એટલે મહારાજે કહ્યું કે સ્વામી જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે એને તો અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે અથવા ન રહે પણ એનું અકલ્યાણ થાય નહીં મતલબ તેનું કલ્યાણ જ થાય અને તેની તો ભગવાન રક્ષા કરે છે તો પછી પેલી શ્રુતિનું શું કરવું એટલે મહારાજે એમ કહ્યું કે શ્રુતિનો એમ અર્થ કરવો કે જેવી હમણાં મતિ છે તેવી અંતકાળે ગતિ થાય અંતકાળે જેવી મતિ છે તેવી ગતિ થાય એમ નહીં પણ હમણાં એટલે અત્યારે જેવી મતિ છે એવી અંતકાળે ગતિ થાય અત્યારે મતિમાં એમ રહ્યું છે કે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે તો અંતકાળે એનું કલ્યાણ થઈ જ રહ્યું છે શ્રીજી મહારાજે શ્રુતિનો અર્થ બદલાવી નાખ્યો ખરેખર શ્રુતિ અંતે યામતી સાગતિ એમ જ પ્રતિપાદન કરે છે શ્રીજી મહારાજે એ રીતે એને ગોઠવી યામતી સાગતિ અંતે અંતે આગળ હતું એને પાછળ મૂક્યું સંસ્કૃતની એક મીઠાશ છે અને માથાકૂટ પણ છે કઈ રીતે ગુજરાતી ભાષાની અંદર કરતા કર્મ અને ક્રિયાપદ એક પછી એક ગોઠવાય હું જમું છું હું રોટલી જમું છું તો હું કરતા રોટલી કર્મ અને જમું છું એ ક્રિયાપદ એક પછી એક આવે પેલા કરતા આવે પછી કર્મ આવે પછી ક્રિયાપદ આવે ઇંગ્લિશમાં એવું હોય કે પેલા કરતા આવે પછી ક્રિયાપદ આવી જાય અને પછી કર્મ આવે લગભગ આ એક નિયમ છે પણ સંસ્કૃત સંસ્કૃત ભાષાને કોઈ એવો નિયમ નથી કે પેલા જ કરતા મૂકવો પછી કર્મ મૂકવું અને પછી ક્રિયાપદ મૂક હું લાડુ જમું છું તો સંસ્કૃતમાં એમ થાય કે અહમ મોદકમ ખાદામી તો આ રીતે થવું જોઈએ અહમ મોદકમ ખાદામી આમ પણ લખી શકાય અને ખાદામી મોદકમ અહમ એમ પણ લખી શકાય મોદકમ અહમ ખાદામી એમ પણ લખી શકાય ગમે તેમ મૂકી દો કરતા ક્રિયા કર્મ છતાં અર્થ સરખો રહે છે વાર એમાંથી જ જે વિદ્વાનો છે એ જુદા જ અર્થની આભા પ્રગટ કરતા હોય છે અને એક વાક્ય લખાયું એને જુદી જુદી રીતે ગોઠવી છૂટ છે ને આમાં કરતા કર્મની એટલે એને ગોઠવીને એક નવો જ અર્થ પેદા કરી દેવો એમાં વિદ્વાનની વિદવત્તા ચાર ચાંદ લગાવે એટલે શ્રીજી મહારાજે એક અદભુત વિદ્વત્તા પણ બતાવી કે જુઓ શ્રુતિ જેમની તેમ છે અંતે યા મતિ સા ગતિ યા મતિ સા ગતિ અંતે હવે આનો અર્થ કરો અર્થ એમ થયો કે હમણાં જેવી મતિ છે તેવી ગતિ અંતકાળે થાય કેટલું સરસ વ્યવસ્થિત કરી નાખ્યું ખરેખર અંતકાળ સુધારવાની કોને ઈચ્છા ન હોય અને બીજી બાબત કે આપણી સદગતિ ન થાય એવું તો કોઈને હોય જ નહીં સૌને એમ હોય કે અમારી સદગતિ થાય અતિશય પાપીમાં પાપી મનુષ્યને પણ એમ હોય કે મારી સદગતિ થાય ગમે તેવો અભિનેતા હોય રાત દિવસ ગમે તેવા સિનેમાના ગીત ગાયા હોય એ ગુજરી જવાનો થયો હોય તો કોઈ દિવસ પોતાના વિલમાં એમ ન લખે કે કભી કભીના ગીત ગવડાવજો એવું વિલ ન કરે એ એમ જ બતાવે કે રાધે ગોવિંદ કે હરિભજન કે ભાગવત કે રામાયણ એના પાઠ કરજો એ પેલું નહીં બતાવે સૌને એમ છે કે અમારી સદગતિ મૃત્યુ પછી ગતિ સારી થવી જોઈએ અને એ પોઝિશન અતિશય ખતરનાક છે અંતકાળની એટલે શ્રીજી મહારાજે જે આ વસ્તુ બતાવી આપણને એક નિર્ભયતા આપી દીધી કે ભક્તિ કરી છે તો એ રદબાતલ થોડી થાય ભક્તિ કરી છે ને ભગવાન જરૂર એની રક્ષા કરે છે ક્યાંય ભક્તિ જતી નથી એટલે જરાય પેલું મનમાં નહીં રાખવું કે આ બધી ભક્તિ કરી છે ક્યાં જશે જરૂર ભગવાન અંતકાળે એની રક્ષા કરે છે સ્મૃતિ રહે કે ન રહે આ બાબત એવી છે કે અંતકાળ આપણા હાથની વાત નથી એટલે જે હાથમાં નથી એ વસ્તુ એમણે પોતાની પાસે લઈ લીધી અને જે હાથમાં છે એ આપણને સરળ રીતે આપી દીધું શું હાથમાં છે હમણાં તમે બુદ્ધિમાં એવું રાખો કે મારું કલ્યાણ થઈ જ રહ્યું છે તો અંતકાળે કલ્યાણ થઈ જ રહ્યું છે એટલે જે નથી થઈ શકતું આપણાથી એ પોતે સ્વીકારી લીધું અને જે થઈ શકે એવું છે એ આપણને સોંપી અને એકદમ એટલું સરળ કરી બતાવ્યું કે આપણને હૈયે ટાઢક થઈ જાય હાશ હવે આપણી તો દુર્ગતિ થવાની નથી દુર્ગતિ હવે નહીં થાય ભગવાને બહુ કૃપા કરી અને ખરેખર ભગવાન સ્વામિનારાયણે આ વાંચીએ તો એમ લાગે કે પોતાની પાસે જે કૃપાનો કોટા છે ને એમાંથી સ્પેશિયલ થોડી છૂટ મૂકીને એવી કૃપાની વર્ષા કરી કે આપણા અંતકાળના બેલી પડ્યા બહુ ભગવાન દયાળુ છે વાત સીધી ને સાદી આટલી જ આ વચનામૃતની છે કે અંતકાળે તો મતી રહે અથવા ન રહે તો ગતિનું શું થાય તો મહારાજ કે ગતિ થશે ભગવાન સંભાળી લેશે હમણાં મતીમાં કલ્યાણની ભાવના છે જરૂર કલ્યાણ થશે બસ આ રીતે શ્રુતિને સરસ રીતે ગોઠવી આપી અને જે કંઈ કહેવું હતું એ મહારાજે પૂરું કર્યું અને હવે આમાં વિસ્તાર કરવાની જરાય કોઈ બાબત રહેતી નથી એટલે હવે જો કોઈને તમારે કંઈ પૂછવું હોય તો આ વિશે થોડી ચર્ચા કરીએ અને પછી જે આગળની કંઈ બાબત છે એ વિશે આપણે ચર્ચા કરીએ કારણ કે અંતે યામતિ સા ગતિ સરળ રીતે શ્રીજી મહારાજે સમજાવી દીધું અને આપણને હૈયતો એટલી બધી ઠંડક આપી દીધી કે મારા તમે બધા ભક્તો છો જરાય ગભરાશો નહીં હવે કોઈને કાંઈ આ વિશે પૂછવું હોય તો પૂછી લ્યો પછી આપણે આગળની ચર્ચા લઈ લઈએ જરા કંઈ પૂછવું હોય કોઈને કાંઈ સંશય હોય દેખાય છે કઈ બધા પરિતૃપ્ત છીએ તો હવે હું તમને થોડા પ્રશ્નો પૂછું અને એ પ્રશ્નો તમે ધ્યાનથી સાંભળજો મહારાજે જે આ બાબતની ચર્ચા કરી અને આપણને એકદમ સરળ રીતે રજૂ કરી દીધું તો પહેલો પ્રશ્ન એ થાય છે કે આ જે આપણે બધા જ બેઠા છીએ એમાં જાત જાતની ક્વોલિટીવાળા છીએ વચનામૃત પ્રમાણે બધાને ભગવાન અંતકાળે સંભાળે તો પરિણામ ફલત એ થાય કે શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ પણ ભારતનો ભગવાન ભારત જેવો સાબિત થાય એટલે કે ક્વોલિટી ઉપર બિલકુલ ધ્યાન ન રાખે અને ક્વોન્ટિટી ઉપર મોહ રાખે ગુણવત્તાને બિલકુલ સ્થાન નહીં જેવો છે એવો બસ હું સ્વીકારી લઈશ અને ધામમાં લઈ જઈશ તો શું ભગવાન સ્વામિનારાયણ એવા છે કે લોચો લબાચો હોય એને અક્ષરધામમાં લઈ જાય તો ક્વોલિટી ઉપર બિલકુલ ધ્યાન નહીં ગુણવત્તા ઉપર કોઈ ધ્યાન નહીં અને ક્વોન્ટિટી એટલે જથ્થા ઉપર જ ધ્યાન તો આવું કેમ હું સંભાળી લઉં હું લઈ જાઉં તો પછી આ જે ગુણવત્તા એનું શું એના તરફ તો કોઈ ધ્યાન આપ્યું જ નહીં વચનામૃતમાં ધ્યાન અપાયું એવું લાગ્યું નહીં એક બાબત તો એનું શું સમજવું હું તમને પૂછું છું તમારે મને સમજાવવાનું છે બીજી બાબત એ છે કે બુદ્ધિમાં એટલું જ રાખવાનું છે કે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે તો એનો અંતકાળે કલ્યાણ થઈ જ રહ્યું છે આટલું જ જો ફસાવાનું ઠસાવવાનું હોય તો પછી આ બસો ને બાસઠ વચનામૃત સુધી રાત અને દિવસ દસ વર્ષ સુધી જે ચર્ચા કરી એનો અર્થ શું જે અનેક સાધનોની ચર્ચા કરી એ તાત્વિક ચર્ચા કરી એ સાધનોની ચર્ચા કરી એ બધા ચર્ચાનો અંતે ફળ શું જો એટલું જ બુદ્ધિમાં સ્થિર કરવાનું હોય તો એટલું જ કહી દેવાની જરૂર હતી કે બસ બુદ્ધિમાં એમ રાખો મનમાં એમ રાખો કે મારું કલ્યાણ થઈ રહ્યું છે તો અંતકાલે કલ્યાણ થઈ જ જવાનું છે તો પછી કોઈ બીજી ચર્ચા સાધનોની કરવાની આવશ્યકતા ન રહે તો પછી આખું વજરામૃત આ જીકા શું કર્યું આ બીજો એક પ્રશ્ન ઉભો થાય ત્રીજી બાબત એ થાય કે શ્રુતિએ એમ કહ્યું કે અંતે યા મતિ સા ગતિ અંતકાળે ભગવાનમાં મતિ રહે તો ગતિ થાય શ્રુતિ સ્પષ્ટ બોલે છે બીજા શાસ્ત્રો પણ એને અનુસરે છે બીજા આચાર્યો ભાષ્યકારો પણ એને અનુસરે છે શ્રીજી માન્ય શાસ્ત્રો પણ એને અનુસરે છે તો શું શ્રુતિ ખોટું બોલી તો વેદની શ્રુતિને તો ખોટી કરી ન શકાય તો આ વિરોધાભાસનું કરવું શું ચોથી બાબત મનમાં એ આવે કે અંતકાળે ભગવાન સંભાળી લે છે એની રક્ષા કરે છે આ માન્યું તમારો કોઈ ધણીનો કોઈ ધણી થોડો છે માયનું તમે સંભાળી લ્યો છો પણ શું નજરમાં ક્યાંય એવું નથી દેખાતું કે અંતકાળે જરા ફેરફાર મતિમાં થાય તેની દુર્ગતિ કે ગતિમાં ફરક પીડ્યો હોય એવું નથી દેખાતું જવાબ આપો ભરતજી મહારાજા એટલી સ્થિતિ હોવા છતાં એની અંતકાળમાં મતિમાં સુરતા ન રહી તો ભરતજી મહારાજની દુર્ગતિ યાને કેટલી વિટંબણા ઊભી થઈ એ આપ જાણો છો કે નહીં બોલો તો અંતકાળે આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ અને કેમ ભગવાને ન સંભાળ્યા અહીંયા એમ કે છે કે હું સંભાળી લઉં છું તો આ વિરોધાભાસ કોને ત્યાં ટાળવા જાવો એ ઠીક રૂગનાથપુરના અર્જણ ભગત અંત સમયે એમ કહે શ્રીજી મહારાજ આવ્યા છે અને કુટુંબને જય સ્વામિનારાયણ કહી અને શરીર છોડે મહાપુરુષ એવા બાલમુકુદાસજી સ્વામીનો સમાગમ છે શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા છે વિમાનમાં બેઠા છે અને મહારાજ એને લઈને ચાલ્યા છે શિરજી મહારાજે એ વિમાન એની દીકરી એટલે જે આ અર્જણ ભગત છે રૂગનાથપુરના એની દીકરીના ખેતર ઉપરથી સેજ ચલાવ્યું અને એ જ આ સમય હશે એટલે બાજરામાં બરાબર હાથ હાથના ડુંડા લાગેલા અને એક એક ડુંડા ઉપર પાંચ પાંચ ચકલાઓ ચણે અને ડુંડાઓ આમ નમી ગયેલા અર્જણ ભગતને આમ નીચે નજર ગઈ તો એમ થયું કે આ ખેતર તો મારી દીકરીનું છે અને આ બધા પક્ષીઓ ચણ ચણી જાય છે અનાજ ચણી જાય છે તો કોઈ ધ્યાન રાખનારું નથી ખેતર સંભાળનારું નથી તો મારી દીકરીને એના બાલ બચ્ચા ખાશે શું જુઓ ફેર પડે છે કે નહીં શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી આ ગંધાઈ છે શું તો કે મહારાજ આ લોક ગંધારો છે તો કે ના લોકની ગંધ નહીં આ આપણા વિમાનમાં ગંધ આવે છે તો બ્રહ્મચારી એમ કહ્યું કે મહારાજ તું આ ભગતની વાસના ગંધાય છે મહારાજ કે તો બ્રહ્મચારીને ધક્કો મારી નીચે નાખી દો અને શ્રીજી મહારાજે અર્જુન ભગતને નીચે ઉતારી નાખ્યા અહીંયા નનાનીમાં બાંધે છે અને અર્જુન ભગત બેઠા થયા આંખમાં આંસુ આવી ગયા અને પછી એનો એક મહિના સુધી સાધના ચાલી એ મોટો પ્રસંગ છે પણ ઘટના આ રીતે બની અને ત્યાર પછી અર્જણ ભગત પ્રભુના ધામમાં ગયા તો અંતકાળ વીતી ગયા પછી પણ માથાકૂટ ઉભી થઈ તો પછી એની રક્ષા કેમ ન થઈ આ વિરોધાભાસનું શું કરવું પછીની બાબત પાંચમો મુદ્દો કે ખુદ શ્રીજી મહારાજ મધ્યના અડતાલીસમાં વચનામૃતમાં એમ બોલે છે કે જેને ભગવાન સિવાય બીજા પદાર્થનું ચિંતવન કરતા દેહ પડે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી એટલો ભાર આપે છે અને અહીંયા આપણને બિલકુલ ઢીલા મૂકી દે છે તો પોતે ત્યાં જે બોલ્યા એનું અહીંયા ખંડન થાય છે અંતકાળે એને સંભાળી લઉં છું સ્મૃતિ રહે અથવા ન રહે તો એ જે પોતે બોલ્યા એનો અર્થ શું કરવો અને છેલ્લી છઠ્ઠી બાબત એ મનમાં આવે કે અંત્યનું ચોવીસમું વચનામૃત એનો પ્રારંભ શ્રીજી મહારાજ એવી રીતે કરે છે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રદ્ધા સ્વધર્મ વૈરાગ્ય સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અહિંસા બ્રહ્મચર્ય સાધુનો સમાગમ આત્મનિષ્ઠા મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચલ ભક્તિ સંતોષ નિર્દંભપણું દયા તપ પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે તો આ સોળ સાધનો સંભળાવવાનો અર્થ શું આને આ ચૌદમાં વચનામૃતને કોઈ મેળ મળતો નથી આ બધું ક્યાં સમજવું એના હવે તમે આ છ બાબતના મને તમે જવાબ આપો કે જે પેલા શ્રીજી મહારાજે કહ્યું એનું શું કરવું અને આ છ બાબતોમાં જે વિરોધાભાસ ઉભો થયો એ હવે કઈ રીતે શું ઉકેલ લાવવું કારણ કે બોલેલા એના વચનો છે તો પછી હવે આપણે શું કરવું કદાચ એવો મર્મ અને અર્થ હશે કે આપણે ભક્તિ છોડી ન દઈએ ઢીલા ન પડી જઈએ એટલે આશ્વાસન માટે આ મહારાજે ચૌદમા વચનામૃતમાં આવા વચનો ઉચ્ચાર્યા કે કોઈ ઢીલા પડીને ભક્તિ છોડી ન દે શું એવો મર્મ છે આ વળી સાતમી બાબત છે તો હવે કંઈ સમજાતું નથી આમાં એટલા માટે આ વચનામૃતને ફરીથી સમજવા માટે એમણે શું ઉત્તર આપ્યો છે એના ઉપર ધ્યાન આપવું પડે અને જો ધ્યાન આપીએ અને જો સૂજે તો જ કંઈક અર્થ મળે કે ખરેખર આમાં જે કહ્યું છે એ શું કહેવા માગે છે તો શ્રીજી મહારાજે જે અર્થ કર્યો એમાં એ બતાવ્યું ને કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે પણ તેનું અકલ્યાણ થાય નહીં તેની ભગવાન રક્ષા કરે હવે આમાં જ કંઈક સમાયેલું છે હવે આપણને સૂજે એ પછીની વાત તો એક વસ્તુ એમ દેખાય છે એક એક શબ્દને જ્યારે ધ્યાન કરીએ ત્યારે અટકી જવાય છે કે હા આજે સાક્ષાત લગાડ્યું છે ને એમાં જ કંઈક મોટું રહસ્ય ભરી દીધું છે તો એ સાક્ષાત જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એવો જે ભગવાનનો ભક્ત એને સ્મૃતિ રહે અથવા ન રહે તોય ભગવાન એની રક્ષા કરે તો સાક્ષાત પ્રાપ્તિ થઈ છે એનો અર્થ શું તો ગઢડા મધ્યના છાછઠમાં વચનામૃતમાં સિક્સટી સિક્સ છાસઠ એમાં ખુદ શ્રીજી મહારાજે આનું લક્ષણ નિરૂપણ કર્યું છે કે ભાઈ સાક્ષાત ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે તો એના લક્ષણ કેવા હવે એ ધ્યાનથી સાંભળીએ એટલે આ બધો જ ગોટો નીકળી જાય અને આપણે જે બધા ઢીલા પડી ગયા છીએ ને એકદમ ટાઈટ થવું પડશે કારણ કે એ છાસઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે જેને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એના લક્ષણ કેવા તો ભગવાનના કથા કીર્તન કરતા એ ભક્તને રાત અને દિવસ વીતે રાત અને દિવસ ભગવાનના કથા અને કીર્તન એમાં જ પસાર થાય જેને પ્રાપ્તિ સાક્ષાત થઈ છે બીજું કે ત્રણ અવસ્થાથી પર એવો જે પોતાનો આત્મા તેને બ્રહ્મ સાક્ષાત દેખે આવી ગયું ત્રીજી બાબત કે એક ભગવાન સિવાય બીજા તમામ પદાર્થને વિશે વૈરાગ્ય થાય અને ચોથી બાબત અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે વર્તે એને સાક્ષાત ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગણાય આમાં સમજાઈ ગયું બધું થઈ ગયું ચોખ્ખું હવે જે કાંઈ એમણે બતાવ્યું છે ને બધું રહસ્ય છે કે મેં જે આ કહ્યું છે કે હું એને આવી રીતે રક્ષા કરું છું પણ એની સાથે સાક્ષાતની શરત છે અને સાક્ષાતની શરત અહીં મૂકું છું એ સમજી લેજો એવા તમે થઈ જાઓ એટલે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું બેઠો છું એવા થયા પછી એટલે શ્રીજી મહારાજ ક્વોન્ટિટી ઉપર જરાય ધ્યાન આપતા નથી ક્વોલિટી ઉપર ધ્યાન આપે છે આઈસ્ક્રીમ વેચવા વાળો નીકળે ને ક્વોલિટી આ ક્વોલિટી ઉપર ધ્યાન આપે છે એ જે આવો થયો બસ પૂરો થઈ ગયો જે કરવાનું હતું એ એને કરી લીધું પછી એને નચિંત થઈ જવાનું હવે એનો અંતકાળ ગમે તે પ્રકારે આવે એ એકદમ ચિત્ત ચૈતન્યથી શુદ્ધ અને પરિશુદ્ધ થઈ ગયો છે એટલે હવે એ આડો અવળો ક્યાંય જવાનો નથી અને એના પાસે જેટલી અપેક્ષા રાખી શકાય એટલી અપેક્ષા એને પૂરી કરી દીધી છે માટે અંત સમય હતો પુરુષોત્તમ એની પાસે ઉભો છે ઉભો છે ઉભો છે એને બંધાયેલો છે બાકી આવા કોઈ હાલી મવાલીને માટે બંધાયેલો નથી આ ચોખ્ખીને ને ચટવાત છે એ તો એના જ વચનો છે ને આમાં કોઈ બીજાનું લાવતા નથી અને જો એ આમ ન હોય તો બધું જ ખોટું પડી જાય તો જ્યાં જ્યાં વચનો આવ્યા છે ત્યાં ત્યાં એ જ શરત મૂકી છે એક જગ્યાએ નહીં વાંચો પ્રથમનું સત્યોતેરમું એમાં પણ મહારાજે એમ કહ્યું કે એવો જે ભગવાનનો ભક્ત એ બોલતા ચાલતા દેહ મૂકે કે ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે કે શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ શરત જો આવી નક્કી જે હરિભક્ત છે એ તો ભગવાનના ધામને જ પામે એમાં સંશય રાખવો નહીં નક્કી હરિભક્ત પાક્કો હરિભક્ત પાક્કો હરિભક્ત એટલે એ તો બસ વાત પૂરી થઈ ગઈ જરાય કાચો નહીં એવો જે હરિભક્ત હોય એ શૂન્ય મૌન રહીને પણ દેહ છોડી દે એ ભગવાનના ધામને જ પામે ભગવાનને જ પામે એનું કલ્યાણ જ થાય એમાં કોઈ સંશય નથી અંત્યનું ચોથું વચનામૃત તો એમાં પણ મહારાજે એમ કહ્યું કે એવો જે ભગવાનનો ભક્ત જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત હોય અને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થ સંબંધી પ્રીતિ એને ટાળી નાખી હોય એવો ભગવાનનો ભક્ત એ ભગવાનનું સ્મરણ કરતા થકા દેહ મૂકે અથવા બેશુદ્ધ થઈને દેહ મૂકે પણ એ ભગવાનના ચરણાર વિંદને જ પામે આ બધે જ આ એક એક એક એક શરત મૂકી છે એ સશરત પ્રદાન છે આવો હોય એને નિર્ભય રહેવાનું બસ હવે એને અંતકાળે એ સંભાળી લે છે બીજાને માટે નહીં અને એને માટે પણ અંતકાળ છે એક સરખો નથી એ બહુ સમજવા જેવી બાબત છે અંતકાળ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય પલાઠી વાળીને જ બધા બેસી જાય હાથમાં માળા લઈને બસ આવ્યો અંતકાળ એવું કંઈ બધાને બને નહીં મોટો વર્ગ એવો હોય બને જ નહીં એકાંતિક હોય તો પણ ન બનવા સંભવ છે હશો ગામમાં સીમમાં કે કૃષિમાં હશો ગામમાં સીમમાં કે કૃષિમાં હશો ખેદમાં કે હશો જો ખુશીમાં કહો કોણ જાણે હશે કાળ કેવો અરે રે આવશે એક તો દિન એવો ગામમાં હોઈએ પરગામમાં હોઈએ સીમમાં હોઈએ ખેતી કામ કરતા હોઈએ આનંદને મોજ મજા કરતા હોઈએ કે પછી દુઃખી હોઈએ પણ ગમે ત્યારે કાળ આવે છે આવે છે ને આવે છે નહીં આગળે કાગળે થી જણાવે નહીં કોઈ સાથે સંદેશો કહાવે કોઈને કાગળ લખીને મોકલતા નથી અને જરાય સંદેશો પણ આપતા નથી અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો અરે રે આવશે એક તો દિન એવો હા એક અપવાદ છે ભગવાન સ્વામિનારાયણ છે એના ભક્તોને આવીને પેલા કહી જાય છે કે હું એકાદશીને દિવસે આવીશ પંદર દિવસ પછી આવીશ મહિના પછી આવીશ છતાંય પણ એમના પણ એકાંતિક ભક્તોમાં આવી ઘટના બને કે અંતકાળ છે એની એક રૂપતા ન દેખાય કોઈ જગ્યાએ વાહન અકસ્માતમાં આવી જાય તો શું થાય અચાનક ધરતીકંપ થાય તો શું થાય કોઈ મકાનની હોનારત થાય તો શું થાય કોઈ જળ હોનારત થાય તો શું થાય કોઈ યંત્રમાં હાથ પગ આવી જાય ને પીસાઈ જાય તો શું થાય તકલીફ વીજળીનો કરંટ લાગે એમાં સ્મૃતિનું ભાન ક્યાં રે ચૂથી નાખે આખું મગજ દે કેમ ભગવાનની સ્મૃતિ રાખવી હુલડ હોય ને એમાં ફસાઈ ગયા હોય એમાં સુરતા ક્યાં શોધવા જાવી કેવી રીતે અંતકાળને સાધવો કોઈ હિંસક પશુ આવીને જ્યારે પકડતું હોય ત્યારે શું સુરતાને પકડવા જાવી અંતકાળ બહુ જ કઠણ છે તો આવો જે ભક્ત થયો આવી જે સ્થિતિ કેળવી લીધી એનો અંતકાળ પછી ગમે તે રીતે આવે એને પોતાના કલ્યાણમાં જરાય ચિંતા રાખવા જેવી નથી કારણ કે શુદ્ધ થયો છે અને ભગવાનની અપેક્ષાઓ પૂરી કરી છે એનું ચૈતન્ય પરબ્રહ્મમય થઈ ગયું છે એવાને માટે એ ઉભો છે બસ ભક્ત ચોખા મેળ થયા હરિજન ભક્ત પંઢરીનાથના દર્શન માટે મંદિરમાં તો જઈ ન શકે પણ અતિ આકુળ વ્યાકુળ થાય તો પંઢરીનાથ બહાર આવીને એ ભક્તને દર્શન આપે આજે પણ એ પંઢરીનાથને ત્યાં ચોખા મેળનું સ્થાન છે કે જ્યાં પંઢરીનાથ ખુદ બહાર આવી અને પોતાના પ્યારા ભક્ત ચોખા મેળને દર્શન આપે હરિજન છે એ ચોખા મેળ મરેલા પશુઓને ખેંચવાનું ઢસડીને લઈ જવાનું કામ કરે એની અવસ્થા થઈ ભક્ત ચોખા મેળે એટલો બધો ભગવાનનો ભક્ત છે મય થયો છે મરેલા ઢોરને ધસડતા ઢસડતા હરી બોલ ગોવિંદ બોલ વિઠ્ઠલ બોલ આવી રીતે મરેલા ઢોર ઢસડે છે પણ વૃદ્ધ થયા એટલે હવે મરેલું ઢોર એનાથી ખેંચાતું નથી આપણા મગજમાં ન ઉતરે એવી રીતે ભગવાન સ્વયં નારાયણ એની સાથે બીજો માણસ બની અને ચોખા મેળને એમ કહે કે ભગત હું નવરો છું તમને ઢોર ઢસડાવું અને સ્વયં પંઢરીનાથ એક દોરડું પોતે ખેંચે અને એક દોરડું ચોખ્ખો મેળ ખેંચે અને મરેલા ઢોલને ભગવાન નારાયણ ચોખા મેળની સાથે મળદા ઢળતો જિંદગી ભર ઢસડ્યા અને ચોખા મેળને મદદ કરી આવો એકાંતિક ભક્ત હતો પણ નવરાઈના સમયમાં મજૂરીમાં જતા એક જગ્યાએ ક્યાંક મકાનના કામમાં મજૂરો કામ કરતા હતા અને મકાન પડ્યું એની સાથે દસ પચાસ માણસો જે હતા એ બધા કચડીને મરી ગયા એની સાથે ચોખા મેળ પણ ખલાસ થઈ ગયા ક્યાં એકાંતિક ભક્તની વાત હતી અને ક્યાં મકાનની હોનારતમાં ચોખા મેળ ઉડી ગયો બધા જે મૃતક શરીરો હતા એની સાથે બધાને એક સાથે અગ્નિ દાહ આપી દેવામાં આવ્યો ઘણાને થયું કે આ ભક્ત હતો લો ગયો ને બધાની સાથે જંતર વગાડતો આમાં શું એની ભક્તિ કામ આવી અંતકાળ હતો અમારી હારવાર ફૂંકાઈ ગયો ના ના પછી બન્યું શું એ જ પંઢરીનાથ રડતો રડતો રડતો રડતો નામદેવની પાસે ગયો નામદેવને એમ કહ્યું કે નામદેવ અરે મહારાજ તમે રડો છો કેમ તો કે મારો પ્યારો ભક્ત મકાનની હોનારતમાં દટાયો મૃત્યુ પામ્યો મારા ધામમાં હું તેડી ગયો પણ મને અફસોસ છે એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો છે અગ્નિ સંસ્કાર એનો વ્યવસ્થિત થવો જોઈતો હતો અગ્નિ સંસ્કાર બધાની સાથે કરી નાખ્યો છે પણ એક હવે મને ઈચ્છા છે કે એના જે અસ્થિઓ છે એ તું લાવી લાવી અને ગોદાવરીમાં વિસર્જન કરે તો મારા આત્માને તાઢક વળે ભગવાન સ્વયં ચોખા મેળના અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યો છે નામદેવ પાસે નામદેવે કહ્યું કે મહારાજ અસ્થિ વિસર્જન કરું તો ખરો પણ એ નામ આ ચોખા મેળના અસ્થિઓ ઢગલામાંથી ગોતું કઈ રીતે કે આ અસ્થિ છે ચોખા મેળનું છે ત્યાં તો ચાલીસ પચાસ માણસોના અસ્થિઓ પડ્યા છે ત્યારે પંઢરીનાથ ભગવાને એમ કહ્યું કે નામદેવ એક એક હાડકાને લઈને તારા કાન પાસે ધરજે જેમાંથી વિઠાલ વિઠાલ વિઠાલ અવાજ આવે એ અસ્થિ મારા પ્રિય ભક્ત ચોખા મેળનું હશે નામદેવે અસ્થિઓ એકત્રિત કર્યા અને ગોદાવરીમાં વિસર્જન કર્યા જે એવો ભક્ત થયો છે એની ક્યારેય ગતિમાં ફરક પડતો નથી આ સત્ય સિદ્ધાંત છે એટલે એવા થયા પછી કોઈ તકલીફ નથી તો એક વસ્તુ છે એવા બન્યા પછી નિર્ફિકર થયા કે અંતકાળ પછી ગમે તે રીતે આવે આપણે પોતાના સાધનાના એમ પુકાર બળે પણ માગી શકીએ કે અમારે તારું સેવાનું પદ જોઈએ ભગવાન આપે અધિકાર છે મીરા એમ કહી શકે કે હવે તું મને સમાવ મેં તને આખી જિંદગી મારા રોમ રોમમાં સમાયો તો તું મને અત્યારે એક વખતમાં સમાવી શકે કૃષ્ણ અને એ દ્વારિકાધીશ એને પોતાનામાં સમાવી આ ભક્ત અને ભગવાનનો સંબંધ છે પણ અહીંયા જે શબ્દ મૂક્યો છે કે એની તો રક્ષા ભગવાન કરે છે હવે શું રક્ષા કરવાની જરૂર પડી એ એવો છે તેવો પામવાનો જ છે એનું ચિત્ત છે બિલકુલ શુદ્ધ છે એક સંસ્કાર ભગવાન સિવાય નથી તો ક્યાં જવાનો છે છતાં રક્ષાની શું જરૂર છે હા જરૂર છે બહુ ગર્ભિત છે અને એ પ્રથમના એકસઠમાં વચનામૃતમાં મહારાજે કીધું છે કે નદી તરવી હોય ત્યારે તો જેને તરતા આવડતું હોય એ તરી જાય પણ બીજો તરતા ન આવડતું હોય ઊભો રહી જાય પણ દરિયો તરવો હોય ત્યારે તો બે જણાને વહાણનું કામ પડે એમાં મૃત્યુ સમય છે એ તો દરિયા જેવો છે એને તરવો હોય ત્યારે આત્મનિષ્ઠા આદિક વગેરે વાળા બધા ઊભા થઈ રહીએ પણ ત્યારે તો ઉપાસનાનું બળ પુરુષોત્તમની ઉપાસનાનું બળ કામ આવે માટે દ્રઢ ભગવાનનો આશ્રય હોય એ જ અંતકાળે કામ આવે છે માટે ભગવાન એ વખતે હાજર રહી જાય છે અને એને ગ્રહી લે છે તો આ બાબત તો જાણે આપણને સમજાય પણ એક હવે પ્રશ્ન એ થાય છે કે હમણાં જે આપણે શ્રવણ કર્યું મારી પેલા જે સ્વામીજી વાત કરતા હતા એ કે સાદા સીધા ભક્તો પણ પ્રભુના ધામમાં જાય છે તો એ આવી ઉચ્ચ કક્ષાના તો દેખાતા નથી કે એમને આત્માનું બ્રહ્મરૂપે દર્શન કર્યું હોય અને આવી સ્થિતિએ પહોંચ્યા હોય અને એ પ્રભુના ધામમાં જાય તો જ આવું બને તો આ સીધા સાદા સરળ સિમ્પલ ભક્તો પણ આવી રીતે સાક્ષાતપણે પ્રભુની સાથે વાતચીત કરી અને જાય છે એનું શું સમજવું વળી પાછો વિરોધ આવ્યો મને એમ લાગે છે કે આપણે બહુ જ્યારે ધ્યાનથી વિચારીએ તો એમાં હકીકત બે બાબતો સાબિત થાય છે પેલી બાબત કે એવો જે ભગવાનનો ભક્ત સાક્ષાત ભગવાનને પામે છે જે આપણે ઘટનાઓ જોઈએ છે મહારાજ તેડવા આવે અને સીધો સાદો એક ભક્ત પ્રભુના ધામમાં જાય છે તો એના જીવનમાં અને એ ઘટનામાં નજર કરો તો બે બાબત દેખાય પેલી બાબત એને એક પુરુષોત્તમ નારાયણ સિવાય બીજે ક્યાંય નિષ્ઠા નહીં અનન્ય દ્રઢ આશ્રય પોતાના ઈષ્ટ દેવમાં છે અને એવો લાગી રહ્યો છે દ્રઢ ચરણ દ્રઢ ચરણ અને ભરોસો મને આ ચરણ સિવાય કોઈ ભરોસો નથી કોઈ કુટુંબ કબીલા કોઈનો ભરોસો નથી પ્રભુ તારા ચરણનો ભરોસો છે એવો એક દ્રઢ આશ્રય તમને દેખાશે દેખાશે ને દેખાશે જ અને બીજી બાબત એ દેખાશે કે એનું ચિત્ત છે એ નિર્વાસનિક થયું જ હશે નિર્વાસનિક ચિત્ત ન થયું હોય તો ન જઈ શકે એને બધા જ પુત્ર પરિવાર છે એમાં ક્યાંય મોહ નથી એ ભલે બધાને જે નારાયણ કરે છે પણ જરાય રાગ નથી સમૃદ્ધની છોડો હોય તોય રાગ નથી નહીતર જ્યારે દેહ છોડવાનું હોય ત્યારે રાગ આમ બધા દોરડા પકડી પકડીને મૂંઝવી દે અને જ્યારે અનંતની યાત્રાએ જવાનું છે પછી કોઈ પપ્પા પપ્પુને દેખાવાનું મળવાનું નથી ત્યારે એક સ્થિતિમાં સ્થિર રહેવું કેટલું કઠણ છે પણ એ સાદો ભક્ત હોવા છતાં બિલકુલ જળ કમળવત જાય છે એવર રેડી તૈયાર બિલકુલ એવર રેડી રૂગનાથપુરમાં થોડા વખત પહેલા જ એક માજી પોતાની દીકરીને મળવા આવ્યા પોતાના વતનથી ગામમાં બસમાંથી ઉતરીને પ્રવેશ કર્યો તે માજીને એમ થયું લે લે કે આ મંદિર નજીક આવી ગયું તો હવે હું પેલા મંદિરે દર્શન કરતી જાઉં પછી મારી દીકરીને જઈને મળું અહીંયા ક્યાં ઉતાવળ છે મંદિરે આવ્યા માજી શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું ભક્ત સત્સંગી આપણા મહારાજને પગે લાગ્યા વળી એમ થયું કે સાંજ થવા આવી છે પછી અંધારું થાય આંખે ઓછું સુજાય અને થાક્યો છું બસમાં થાકી છું અવાય ન અવાય તો પાંચ દસ માળાએ કરતી જાઉં ને ક્યાં સમજ્યોની આરે જવામાં મોડું કે ઉતાવળ થાય છે થાંભલીને ટેકે માજી માળા કરવા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યાં તો એકદમ પ્રકાશ થયો મહારાજ આવ્યા માજી જબકી ગયા અરે મહારાજ જય સ્વામિનારાયણ મહારાજ કે માજી હાલો ધામમાં તેડવા આવ્યો છે લો કરો વાત એક તો દીકરીને મળવા આવ્યા છે હજી ઘેરે પહોંચ્યા નથી અને અંતરિયાળ એની માળા કરવા બેઠા હતો કે મારે ઘેરે હાલો તમે દીકરીને ઘેરે નથી જવું હવે ભક્તની કસોટી છે જેને તમે સાદા ગણો છો ને એ સાદા નથી હોતા એ બિલકુલ પાકા સિદ્ધ હોય છે એને તરત જ કીધું મહારાજ હાલો હાલો હું તૈયાર છું બાપા હાલો એ જોડી એમને મૂકી દીધી મહારાજની સાથે આજનો આ આ વર્ષના દાખલા છે કે માજીએ મંદિરમાં દેહ છોડી મહારાજની સાથે અક્ષરધામમાં ચાલ્યા ગયા નિર્વાસનિક ચિત્ત થયા વગર તો કોઈ ઘૂસ મારી શક્યો નથી આ બે વસ્તુ તો જોઈએ એટલે સારંગપુરના અગિયારમાં વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી કહ્યું કે આ વસ્તુ તો જોશે આશરો જોશે અને નિર્વાસનિક ચિત્ત જોશે એ વસ્તુ તમે દેહ પર્યંત ન કરી શકો તો કાંઈ નહીં વાંચી જોજો સારંગપુરનો અગિયારમું અંત સમયે પણ જો એનું ચિત્ત અતિશય નિર્વાસનિક થાય અને ભગવાનમાં અતિશય પ્રીતિ એક જોડાય તો ભગવાન કૃપા કરે અને ભગવાનના ધામને પામે પણ આશરો ને પ્રીતિ આશરો ને નિર્વાસનિક ચિત્ત એ તો જોશે જોશે ને જોશે આટલી તો સ્થિતિ માગે છે ને આ સ્થિતિ કઈ ઓછી નથી એટલે જે બતાવ્યું છે કે અંતકાળે હું આવીને એને ઉપાડું છું રક્ષું છું એ આવા ભક્તને માટે બીજાને માટે નથી એ વસ્તુ સ્પષ્ટ આપણા મનમાં થવી જોઈએ બહુ સારું એ વસ્તુ આપણે સમજ્યા પણ આ શ્રુતિનો અર્થ પલટાવી નાખ્યો એનું શું કરવું શ્રુતિએ કહ્યું કે અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય તો બાપલા તમે એમ કહો છો કે જેવી હમણાં મતિ છે એવી અંતકાળે ગતિ થાય અને મતિમાં એમ રહ્યું છે કે મારું કલ્યાણ થઈ રહ્યું છે તો એનું કલ્યાણ અંતકાળે થાય જ આનું શું કરવું તો આ તો સીધું પડી જાય ને આપણે આટલી ભજન ભક્તિ ભાવ કરીએ છીએ તો એમ ના થાય કે મારું કલ્યાણ આ ભગવાન મળ્યા સત્સંગ મળ્યો ના થાય મારું કલ્યાણ થઈ જ રહ્યું છે તો પછી આગળ પાછું બતાવ્યું એનું શું સમજવું ના એને સમજી શકાય છે વિચારી શકાય છે કે આવો રણકો હકીકતમાં વિચારી જુઓ આવે છે કે મારું કલ્યાણ થઈ જ રહ્યું છે એવો રણકો આવે છે એ રણકા માટે શરત મૂકી છે લોયાના ત્રીજા વચનામૃતમાં કે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે એવો રણકો કોને ઉઠે તો કે જેનો ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય સહિત જેને નિશ્ચય છે એને અર્થે ભગવાનને અર્થે સંતને અર્થે શું શું ન થાય કુટુંબનો ત્યાગ થાય લોકલાજનો ત્યાગ થાય રાજનો ત્યાગ થાય ધનનો ત્યાગ થાય સુખનો ત્યાગ થાય સ્ત્રીનો ત્યાગ થાય સ્ત્રી પુરુષનો ત્યાગ કરે અને એમ કહીને રાજબાઈ કુશળ કુંવરબાઈ મુક્તાનંદ સ્વામી માચા ખાચર એક એક વૈરાગ્ય નિષ્ઠ અનન્ય નિષ્ઠ નિષ્પૃહી ભક્તો એના દાખલા આપ્યા અને પછી છેલ્લે એમ કહ્યું કે એવો જે ભગવાનનો ભક્ત છે એનો દેહ પગ ઘસીને પડે વાઘ ખાઈ જાય સર્પ કરડે શસ્ત્ર વાગે પાણીમાં ડૂબી જાય પણ એવો જે ભગવાનનો ભક્ત ગમે તે રીતે અપમૃત્યુ કરીને મરે પણ એની અવળી ગતિ થાય જ નહીં એમ જ સમજે કે ભગવાનો એ ભક્ત ભગવાનના ધામમાં જ જાય આવો રણકો જે આ છે ને એને જ ઉઠે બાકી ઉઠે નહીં અને જો કોઈ એમ કહેતું હોય તો હજી એ પોતાના મનની આળ પંપાળને સમજ્યો નથી આ રણકો એ સિવાય ઉઠે નહીં નહીતર પુરુષોત્તમ નારાયણ આ શરત મૂકે નહીં ખરેખર મારું કલ્યાણ થઈ જ રહ્યું છે એવો રણકો તો આ સિદ્ધાંતમાંથી જ નીકળે યથાર્થ એવો નિષ્ઠ હોય વૈરાગ્ય નિષ્ઠ હોય મહાત્મય સહિત નિશ્ચય હોય એને જ રણકો ઉઠે અને એવી રીતનો રણકો ઉઠેલો હોય ને એ સાતત્યમાં રીએ અખંડ રીએ બાકી કદાચ જેમ કોઈ ભુવાને ઓતાર આવે અને એમ આવી જાય વાતચીત સાંભળીને કે એવો પ્રસંગ જોઈને એમ થાય કે આ હા આવો ભગવાન કરુણાનું છે તો મારું તો કલ્યાણ થઈ જ રહ્યું છે બોલ ગિરિલાલ બોલ અંબે મા તકી જાય તો એમ કોઈ માની લે તો આજ છે એવી કાલ મતી નહીં રહે કારણ કે એનો પાયો મજબૂત નથી એમાંથી એ વિચાર નથી આવ્યો એ પણ શ્રીજી મહારાજ લોયાના સત્તરમાં વચનામૃતમાં બતાવે છે કે એવી જે મતિ છે એને વિપરીતપણું ન આવે એવો કોણ તો કે જેણે ભગવાનનો યથાર્થ મહિમા સહિત નિશ્ચય જાણ્યો છે એને જ કોઈ પણ દેશનું વિષમપણું થાય તો પણ મતીમાં ફેર ન પડે બાકી બધાને મતિમાં વિપરીતપણું આવી જાય માટે રણકો તો પેલાને ઉઠે એ જ અખંડરી અને આમાં શબ્દ મૂક્યો છે એ સમજવા જેવો છે હમણાં જેવી મતી છે એટલે અત્યારે થઈ ગઈ પછી મારા બાપલા લેર કરો ખાઈ પીને મજા કરો જલસા ફટકારો અંતકાળ તો સુધરી જવાનો છે એવું આમાં છે અત્યારે માનો કે એવું આવી ગયો અવતાર તો પછી પછી ગમે તે ખાઓ પીઓ લેર કરો અંતકાળ આવશે ત્યારે કારણ કે આમાં લખ્યું છે કે હમણાં જેવી મતી છે એવું અંતકાળે કલ્યાણ થવાનું છે તો વચમાં જલસા લેરા કરો મજા ના એ હમણાં શબ્દ છે ને એમાં પણ વજન છે એમાં સાતત્ય છે એમાં ભાર છે અમારા એ માધવ જીવન સ્વામી અને દેવપ્રસાદ સ્વામી એક વ્યાકરણની ભાષામાં વાત કરે છે આની એ ઠીક છે ત્રણ કાળ છે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ભૂતકાળ જે ગયો તે ભવિષ્યકાળ જે આવશે તે વર્તમાન કાળ જે અત્યારે હમણાં અત્યારે છે એને વર્તમાન કાળ કહેવાય વર્તમાન કાળમાં પણ ત્રણ ભાગ છે પૂર્ણ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ અંગ્રેજીમાં આ હોય છે મેં જમી લીધું છે એ પૂર્ણ વર્તમાન કાળ જમવાની ક્રિયા પૂરી થઈ ગઈ હું જમી રહ્યો છું એ ચાલુ વર્તમાન કાળ હું રોટલી દાળ ભાત શાક જમું છું એ સાદો વર્તમાન કાળ છે મતલબ કે અત્યારે જમતો ન હોય રોજ રોટલી દાળ ભાત શાક જમું છું કારણ કે હું શાકાહારી છું આપણે કંઈક ભાઈ હું પૂજા કરું છું હું મંદિરે જાઉં છું એટલે એ અત્યારે ભલે મંદિરે નથી જતો સાદો વર્તમાન કાળ બે જ રીતે વપરાય એક સનાતન સત્યમાં વપરાય કે sunrise is in the east સૂર્ય પૂર્વમાં ઉગે છે એ સનાતન સત્ય છે એમાં સાદો વર્તમાન કાળ જ આવે અને બીજી બાબત કે રોજની જે બરોજની ક્રિયા હોય એના માટે સાદો વર્તમાન કાળ વપરાય હું પૂજા કરું છું પૂરું થયું એ મારી રોજની ક્રિયા છે અત્યારે ભલે નથી કરતો પણ રોજની ક્રિયા છે હું રોજ પૂજા કરું છું એમ હમણાં મતીમાં જે રહ્યું છે એ સાદો વર્તમાન કાળ અખત્યાર કરેલો છે શ્રીજી મહારાજે કે હમણાં મતીમાં રહ્યું છે ને એનો અર્થ હવે એ સનાતન સત્ય રોજ બરોજની ક્રિયા થઈ ગઈ જ્યાં સુધી મોત ન આવે એની આગલી ઘડી સુધી તમારી આ મતી હોવી જોઈએ બસ મારું કલ્યાણ થઈ રહ્યું છે તો તમારું કલ્યાણ થઈ ગયું છે લ્યો હવે કોઈ ઉપાધિ નહીં કેવી બધી મુસીબતો છે બાપલા કાંઈ આમ સીધી આંગળીએ ઘી દોણામાં નીકળે એવું નથી આવી મતી એની જેને સ્થિર થઈ છે અને એ કેને કલ્યાણની ભાવના આવે આવો હોય તેને સાતત્ય જળવાય તેને ઠીક આ વાત એક મુદ્દો પૂરો થયો પણ હજી શ્રુતિ જે બોલ પડી છે ને એમનેમ જ પડી છે એમાં એમ કીધું મહારાજે અર્થ પલટાવીને કે જેવી હમણાં મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે જેવી હમણાં છે હવે એક મિનિટ આંખો મીચી અને વિચારો આપણા બધા સહિત હમણાં મતી કેટલી શુદ્ધ છે કોઈ પણ વિકાર નથી કોઈ ધનમાં કોઈ દ્રવ્યમાં કોઈ પદાર્થમાં કોઈ દેહમાં કોઈ પરિવારમાં કોઈ વિષયમાં ક્યાંય રાગ છે ક્યાંય ચિત્ત ચોંટ્યું છે ઝાડા ઝાંખળા કઈ દેખાય છે આંખો મીચીને જરાક વિચોત ખરા પરિવાર બંગલા કોઈની અરે વેર રહી ગયો હોય કાટલો પકડવાનું ધમારવાનું મન થાય આ ચિત્તની વૃત્તિ કેવી છે તો એમાં તો એવું દેખાય છે એમાં તો કુટુંબ પરિવાર કબીલા આ તે બધું માન મોટો ધન સંપત્તિ સુખ વૈભવ દેહની આટાપાટા એ બધું દેખાય છે તો એનો અર્થ પણ એવો થયો કે જેવી હમણાં મતી છે રાગયુક્ત છે તો એવી અંતકાળે ગતિ થાય લેતો જા અત્યારે જેવી મતિ છે એવી અંતકાળે ગતિ થાય તમારી મતિ આપણી મતિ જો રાગયુક્ત છે સંસારનું જ ચિંતવન કરે છે તો હવે ગતિ પણ તેવી જ થશે આમાં શું ખૂબી કરી નાખી જુઓ જેવી હમણાં મતિ છે તેવી અંતકાળે ગતિ થશે હમણાં વિશુદ્ધ ચિત્તની વૃત્તિ છે તો એવી ગતિ થશે અને હમણાં જો ચિત્ત અશુદ્ધ છે તો ગતિ એવી થશે આમાં હું કઈ બીજું કરી દેતો નથી આ શ્રીજી મહારાજનું કથન જેવી હમણાં મતિ છે એવી ગતિ થાય એટલા માટે ઉલટાની જવાબદારી મૂકી દીધી સાધના મૂકી દીધી કે જો અંતકાળે ગતિ સુધારવી છે તો અત્યારથી જ ચિત્તની વૃત્તિને સુધારી નાખો એકદમ નિર્વાસનિક અને એક પ્રભુમય ચિત્તની વૃત્તિ કરી નાખો અને એ થઈ જાય પછી નિર્ભય પછી વાત પૂરી એટલે ચિત્તની સુધારવાની પહેલેથી એક આપણને ઈશારો અંગુલી નિર્દેશ કરી દીધો હમણાં મતિ સુધારવી પડશે આવી ગોબરી મતી રાખો ને અંતકાળે ગતિ થાય તો જેવી મતિ છે એવી ગતિ થશે શુદ્ધ થશે તો શુદ્ધ ગતિ થશે તો સાધના મૂકી કરો શુદ્ધ એટલે સારંગપુરના અગિયારમાં વચનામૃતમાં મહારાજે એટલે જ કીધું હશે ને કે જો સવાસની કશો તો ભગવાનના ધામમાં તો નહીં જાઓ દેવલોકમાં જાશો અને એવી રીતે દેવતા થશો વળી ત્યાંથી પડશો વળી મનુષ્ય થશો વળી દેવતા થશો વળી પડશો તો પાછા મનુષ્ય થશો વળી પાછા દેવતા થશો વળી પાછા પડશો તો મનુષ્ય થશો વળી પાછા દેવતા થશો વળી પાછા મનુષ્ય થશો આવી રીતે અનંત વાર આપણે થઈશું અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિ ત્યારે મહારાજ કે ત્યારે પણ વૈરાગ્ય યુક્ત એવા જે લક્ષણ કહ્યા તેને યુક્ત થશે અને ભગવાનનો એકાંતિક ભક્ત થશે ત્યારે ભગવાનનું ગુણાતીત એવું ધામ એને પામશે આ ચિત્ત શુદ્ધિની વાત કે હમણાં એની ચિત્ત વૃત્તિ આવી શુદ્ધ થવી જોઈએ હા હું એને મદદ કરું કૃપા કરું જેમ ભગવાન સમરાંગણની અંદર અર્જુનને કે ભાઈ હું તારી સાથે સાથે રહું તું થાકી જાય તો તને હું આશ્વાસન આપું તારી પીઠ ઉપર હાથ ફેરવું તારા થોડા કષ્ટો હોય એ હું ખમી લઉં પણ લડવું તો અર્જુન તારે જ પડશે એ હું લડી હું ન દઉં સાધના તો તારે જ કરવી પડશે પડખે પડખે હું રહું પણ સાધના તો તારે જ કરવી પડશે દીકરો ગમે તેવો માને વાલો હોય અને ગમે તેવી સરસ મજાની થાળી માં બનાવી દે પણ જમવું તો બાબલાય જ પડે અને જો બાબલો ન જમે ને એનું બધું માં જમી જાય બાબલો ગુજરી જાય જમવું તો બાબલાય જ પડે એમ સાધના તો આપણે જ કરવી પડે મહારાજ એમ બતાવે છે કે ચિત્તની વૃત્તિ હમણાં નિર્મળ કરી નાખવી તો અંતકાળે એના જેવી જ ગતિ થાય જ્યાં સુધી આમાં બે ભેદ છે જે આપણે પ્રથમના ત્રીજા વચનામૃતમાં એ વિભાગ કહ્યો છે કે અંતકાળની બે સ્થિતિ છે સભાન અવસ્થા અને અભાન અવસ્થા જ્યાં સુધી આપણી સુરતા સભાન છે ત્યાં સુધી આપણે પરમાત્માનું ચિંતન કરતું રહેવાનું અને જ્યારે કોમામાં જતા રહીએ બેભાન થઈ જઈએ તો પછી આપણી જવાબદારી પૂરી થઈ ગઈ પછી જવાબદારી ભગવાનની છે પણ જ્યાં સુધી આપણી સુરતા છે ત્યાં સુધી જો બીજું ચિંતવન આવ્યું તો મર્યા એ જવાબદારી આપણે પછીની જવાબદારી ભગવાનની અને ભગવાન ઉભો જ છે શેના માટે ઉભા છે કર્મનું ફળ આપવા તો ઉભા છે એ ફળમાં અધિકાર એનો છે આપણો નથી આપણો અધિકાર કર્મ કરવું એમાં કર્મણ એવા અધિકાર જ છે માં ફલેશો કદાચ ફળ હું આપીશ તારે સાધના કરવી પડશે ફળ મારા હાથમાં છે અને ખરેખર એને આપવું હોય તો આપે ન આપવું હોય ન આપે કુટી કૂટી મરી જાય ન આપવું ન જ આપે એને આપવું હોય તો આપે એની મરજીની વાત છે એના હાથમાં છે દેવતાઓ અને દાનવો એ સમુદ્ર મંથન કર્યું બંને તૂટી પડ્યા અને સમુદ્ર મંથન પછી અમૃત કાઢ્યું તો અમૃત એ ફળ મળ્યું એ ફળ ભગવાને દાનવોને પણ આપવું જોઈએ પણ ન આપ્યું જો એ કે મારે ફળ આપવું તો મારા હાથની વાત છે ને હું ન આપું હું એનું બધું ફળ દેવતાઓને આપી દઉં સમુદ્ર મંથનમાં જે અમૃત નીકળ્યું એ બધું ફળ દેવતાઓને પીવડાવી દીધું અને દાનવોને ન આપ્યું કર્મણે અધિકાર સ્થે માં ફલેશું કદાચ ફળ તો મારે જેને આપવું હોય એને જ હું આપું યોગ્ય અયોગ્ય મારી નજર ઉપર આધાર છે કર્મ ફળ પ્રદહ પણ જેને સાધના કરી એને ફળ મળે જ પણ એક આપણી એવી વૃત્તિ હોય છે કે સીધી પરિણામ ઉપર નજર જાય વિદ્યાર્થીઓ હોઈને પરીક્ષાની બહુ ચિંતા કરે પણ જો વાંચવાની ને કર્તવ્યની જો ચિંતા કરે અને પઠનમાં લાગી જાય તો એની પરીક્ષા સારી જ જવાની છે પરીક્ષાની ચિંતા કર્યા કરે અને વાંચનમાં ધ્યાન અને સાધના ના આપે તો એનું પરીક્ષા સારું જવાનું છે પરિણામ એમ અંતકાળની ચિંતા મૂકી દો એ મારી પાસે છોડી દો એ ફળ આપવું એ મારા હાથમાં છે સાધના કરવી તમારું કર્તવ્ય છે માટે કર્મમાં જોડાઈ જાઓ મતલબ કે ચિત્ત વૃત્તિને શુદ્ધ કરવા માટે જેવી હમણાં મતી એટલે હમણાંની મતિને એકદમ વિશુદ્ધ અને ભગવતમય કરી નાખો એ તમારી સાધનાને મેં તમારે માટે સોંપી આમાં એક બીજો ઝીણો મર્મ દેખાય છે કે યથામતી તથા ગતિ જેવી મતિ એવી ગતિ આપણે લોકમાં શું કહેવાય છે યથા કર્મ તથા ગતિ ભાઈ જેવા કર્યા હોય ને એવા ફળ મળે આ એનાથી જરા ઝીણું છે જેવા કર્યા હોય એવા ફળ મળે એના કરતા પણ ઝીણી બાબત એ છે કે કર્મ જોવામાં નથી આવતા મતિ જોવામાં આવે છે યથા કર્મ તથા ગતિ ના યથા મતિ તથા ગતિ ભરતજી મહારાજના કર્મ કેટલા શુભ અને શ્રેષ્ઠ હતા છતાં કર્મને પાછા પાડી દીધા અને મતિ આગળ થઈ ચિત્તમાં જે સંસ્કાર હતા એ મતિ છે એ જ છેલ્લે નોંધની બાબત બને અને એ મતિ છે એ જો એમાં જે દૂષિત સંસ્કાર છે તો કરેલા શુભ કર્મોને પણ એકવાર એને ધક્કો મારી દે છે એટલે યથા કર્મ તથા ગતિ નહીં પણ યથામતી તથાગતિ રોકી દે છે શુભ કર્મોને પણ અંતકાળે મતિ છે એ રોકી દે છે એટલા માટે એક હવે બીજો અર્થ આપણે ધ્યાનમાં લેવાનો છે કે કર્મ કર્મ કરતા રહીએ મતલબ કે સાધ્ય ભક્તિ કરતા રહીએ કથામાં કીર્તનમાં ધૂનમાં ભજનમાં સત્સંગમાં સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષ બેસીએ અને ધ્યાન મતિ સુધારવા ઉપર ન હોય તો એ કર્મ જરા ઢીલું પડી જાય કારણ કે એવી રીતે ઘણાના સત્સંગમાં આખી જિંદગી પૂરી થઈ જાય છે પણ માળા ભજન સત્સંગ કથા કીર્તન એ કર્મ કરતા કરતા ધ્યાન તો મતિ ઉપર આપવાનું છે કે મતિ કેટલી શુદ્ધ થતી જાય છે મતિમાંથી વાસના કેટલી નીકળતી જાય છે મતિમાંથી રાગ અને બીજા સંસારના જે આળપંપાળ છે કેટલા ચોખા થતા જાય છે એવી રીતે ધ્યાન અને ભજન સતત કરવાના છે કર્મ માનીને કરતા રહીએ અને મતિ ઉપર જરાય ધ્યાન ન આપીએ અને મતિ જેમની તેમ જો દુર્ગંધયુક્ત રહી જાય તો અંતકાળે ફરક પડી જાય ભક્ત હોય તો પણ ભગવાન એને એવા લોકમાં મૂકે એની ચર્ચા વચનામૃતમાં છે કે એને કાં તો ગ્રહસ્થ મોટો ધનાઢ્ય કરે અને કાં તો દેવલોકમાં મૂકે અને કાળને આજ્ઞા કરે કે એના વિષય ભોગને તું ખંડન કરતો નહીં એવી રીતે એને ભોગમાં તૃપ્ત થાય ને પછી એમાંથી પાછો વૈરાગ જાગે અને જ્યારે પાછો ભગવાનને એકાંતિક ભાવે ભજે ત્યારે મને પામે સગવડતા કરી આપે છે લઈ જાય પણ સગવડતા કરી આપે શુદ્ધ હોય તો એક ધડાકે પ્રભુના ધામમાં અને અશુદ્ધિ હોય તો સ્ટેશન લેતો લેતો જાય પેલો એક્સપ્રેસની જેમ જાય અને આ લોકલ ટ્રેનની જેમ જાય એ બધા સ્ટેશન એ લીંબડી લેતું જાય બીજું જે નાનું મોટું સ્ટેશન આવે એ લેતું જાય રાજધાની એક્સપ્રેસ ઉપડ્યો નથી ગયો નથી એવી રીતે એની ચિત્તવૃત્તિ મતી ઉપર આધારિત છે કર્મ છે એના પછી છે હા કર્મ મતીને ઘડે છે પણ જો ધ્યાન અપાય તો ભગવત કર્મ એવું છે કે જેટલું ધ્યાન આપો એટલી મતિ જલ્દી ઘડાય પાંચ માળા જ આવી મતી ઘડી શકે નહીં અને પાંચસો માળા જ આવી મતી ઘડી શકે એવું નથી જો એમાં સુરતા લાગે તો કર્મ ભલે બિલકુલ સામાન્ય એક સાધન જેવું હોય પણ મતી ઉપર ધ્યાન હોય તો મતીને શુદ્ધ કરી નાખે પેલો નાગર જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના દર્શને આવે ને ગુણાતીતાનંદ સ્વામી રોટલો ને છાસ જમે અને એક જ બુદ્ધિનું એટલું કર્મ થાય કે આ હા હા આવડો મોટો મહંત અને છાસ અને બાજરાનો ત્રણ દિવસનો સૂકો રોટલો ખાય અને એ ધરાકે એની મતિ શુદ્ધ થઈ ગઈ એવા ભાવથી એ માણસે સંકલ્પ કર્યો મતિ શુદ્ધ થઈ ગઈ એટલે મતિ ઉપર સત્સંગ કરતા કરતા ધ્યાન આપીએ તો જ આપણી હમણાંની મતિ સુધરે અને હમણાંની મતિ સુધરી ગઈ તો પછી અંતકાળ સુધરેલો જ પડ્યો છે એટલે આ વચનામૃતમાં શિરજી મહારાજે ક્યાંય છૂટછાટ મૂકી અને આપણને હળવા કર્યા નથી પણ ઉલટાના એક બાબતમાં જાગ્રત કર્યા છે કે ભાઈ જાગી જાઓ શું કે અત્યારે શુદ્ધ નથી તો શુદ્ધ થવા માંડો નહીતર ઘણા ભગત શું બોલતા હોય ખબર છે આવું બોલે હો કોક કોક એ કે આ આળ પંપાળ છે ને આ વાસના રહી તે વાસના રહી એના કરતા આપણે પથારીમાં જ ઘોર ઊંઘમાં હુતાવીને ગોટો વળી જાય ને હે ભગવાન એના જેવું એક એકે નહીં લે અરે ભાઈ એવી રીતે તમે ગોટો વળો કે ન વળો ચિત્ત તો અશુદ્ધ છે એટલે નીકળ્યા પછી એ તો જે સંસ્કાર છે એનો ભાગ ભજવવાનો છે એવી રીતે તો તો બધા ઘેરની ટીકડીઓ લઈને જ ન હોઈ જાય એમ ગતિ થતી જ નથી એ તો જે શરત છે એ જ પ્રમાણે ગતિ થાય ના થાય એટલે મહારાજે જાગૃત કર્યા કે ચિત્તની શુદ્ધિ વૃત્તિની શુદ્ધિ હમણાં થવી જોઈએ અને બીજી બાબત જે શ્રુતિમાં સ્પષ્ટ નહોતી થઈ એ બતાવી કે આવો થયો તો પછી એને જરાય મૂંઝાવાની જરૂર નથી નિર્વાસનિક થયો તો એ નિર્ભય થઈ ગયો એ હું સંભાળી લઉં તમારી વાત પૂરી થઈ ગઈ બરાબર છે આ વાત તો જાણે અહીંયા પૂરી થાય છે પણ હજી એક પાછો મનમાં એવો ભ્રમ જાગે છે કે આપણે એવું સાંભળીએ છીએ શાસ્ત્રોમાંય ક્યાંક ક્યાંક લખાય છે અને શ્રીજી મહારાજ પણ વચનામૃત પ્રથમના સત્તાવનમાં એમ બોલે છે કે અંતકાળે એકવાર જો સ્વામિનારાયણ બોલે લોકમાં કહેવાય છે કે એકવાર જો અંતકાળે રામ બોલાઈ જાય ગમે તેવો પાપી હોય તો પ્રભુના ધામમાં વયો જાય તો હવે એનું શું કરવું આ વળી પાછું થયું કારણ કે આ લખ્યું છે ત્યારે આપણે શું વિચાર કરવો અંતકાળે એક નામ બોલે અને પ્રભુના ધામમાં વયો જાય તો પછી હે ભલા ભગવાન એવું જ આપને આખી જિંદગી લેર કરી અને છેલ્લે બોલાઈ જાય તો એમાં બાબત એવી લાગે છે અને હું જ તમને પૂછું કે તમે જ મને બતાવો ને એવા કેટલા છે કે જેને અંતકાળે પ્રભુનું નામ લીધું હોય આવી રીતે અને પછી એને પ્રભુના ધામના દરવાજા ઉઘડ્યા હોય બતાવો તો ખરા કેટલા નીકળ્યા ભલે કીધું પણ નીકળ્યા કેટલા કે ગમે તેવો હોય અને પછી એને અંતકાળે હે રામ હે નારાયણ હે ગોવિંદ હે ગિરધારી હે સ્વામિનારાયણ થયું હોય એવો એક તો દાખલો બતાવો નીકળે છે ત્યારે ઘણા કે હા ભાગવતમાં લખ્યું અજામીરનું આખ્યાન નારાયણ બોલ્યો અરે ભાઈ અજામીરની ફાઇલ જ આખી જુદી છે એ આ ફાઇલમાં ચાલે એવું નથી એ ફાઇલ જ જુદી છે એ ફાઇલ છે એમાં એવું છે એના ત્રણ ચેપ્ટર છે ત્રણેય ચેપ્ટરો વિચિત્ર છે અજામિલની ફાઇલમાં એવું છે પેલું તો સંત કૃપા છે સંતોએ કહ્યું તું તું કોઈ નથી પાળી શકતો સંત સેવા કરી છે હવે કોઈનું ફાંદનું ધ્યાન કર્યાથી અક્ષરધામ મળે પણ બ્રહ્માનંદ સ્વામી કે છોકરા મારી ફાંદ સંભાળજે હું આવી જઈશ સંત કૃપા છે એટલે આ જે અજામિલના આખ્યાનમાં એક તો સંત કૃપા છે એટલે એને નારાયણ તો યાદ આવ્યા જ નથી એનો દીકરો યાદ નારાયણ પાડ્યું હતું ને નામ એટલે એને પુકાર્યો એટલે બીજી ઘટના એ બની કે પાર્ષદો આવ્યા પણ યાદ રાખો એક સંત કૃપા અને સંત કૃપાને પ્રતાપે બીજી ઘટના શું બોલી કે યમદૂતો આવ્યા એને દેખાણા અને બોલી શક્યો એ બીજી ઘટના યમદૂત દેખાય ને એ પેલા જ બધા કનેક્શન કપાઈ ગયા હોય કોઈ બોલી જ ના શકે એને ઇન્દ્રિયોના કામ કરતા બધા જ બંધ થઈ જાય ગોલક બોલી જ ન શકે યમદૂત આવે એ પેલા જ બધું હંકેલાઈ ગયું હોય અને આ અજામિલ યમદૂતને જોયા પછી બોલી શકે છે એ સંત કૃપાનું આ પ્રમાણ આ એક અપવાદ છે કે અજામિલ ત્યારે બોલ્યો અને નારાયણ બોલી શક્યો સંત કૃપા છે અને ત્રીજી બાબત ધારવા જેવી કે અજામિલ જીવો છે અને ત્યાર પછી ભાગવતમાં લખ્યું છે કે બાર વર્ષ સુધી ગંગાને કિનારે અજામિલે તપશ્ચર્યા કરીને પ્રભુની આરાધના કરી છે અને પછી અજામિલ પ્રભુના ધામમાં ગયા છે એક તો બતાવો કે છેલ્લે રામ બોલી ગયો ને વયો ગયો હોય બતાવો ક્યાં બોલાય જનામા જનામા મુનિ જતનુ કરાહી જનામા જનામા મુનિ જતનું કરાહી અંતરામ કહી આવત નાહી અંતરામ કહી આવત નાહી વાલી બોલે છે કે મુનિઓ જતન કરી કરીને ગુજરી જાય તો અંતે રામનું નામ ન આવે ને આજ તું મારી સામે ઉભો છો આ તો રામનું નામ આવું પ્રભુનું નામ આવું શ્રીજીનું નામ આવું એ અતિ કઠણ છે એમ આવતું નથી એટલે ગીતાનો શ્લોક છે ને એ વ્યવસ્થિત છે એમાં એમ લખ્યું છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ તમ તમે વેતી કૌંતેય સદા તદ ભાવ ભાવિત હે અર્જુન અંતકાળે આ જીવ જેનું જેનું સ્મરણ કરે છે તેને તેને પ્રાપ્ત કરે છે મારું સ્મરણ કરે તો મને પામે જેનું સ્મરણ કરે એને પામે તો પ્રશ્ન એ થાય એટલે તરત જ અર્જુનના પ્રશ્નનો ભગવાને જવાબ આપી દીધો કે અંતકાળે આ જીવ ભગવાન સિવાય બીજું સંભાળે શું કામ ભગવાનને સંભારે અને જો ભગવાન મળી જતો હોય તો અંતકાળે બીજું સંભાળવું શું કામ જોઈએ અને જેને સત્સંગમાં સાંભળ્યું હોય એ તો સંભાળે શું કામ એટલે તરત જ ભગવાને જવાબ આપી દીધો કે અર્જુન એવું માનતો નહીં કે આવું સાંભળ્યા પછી આવું થાય કેમ ન થાય મહારાજ તમને સંભાળે તમને પામે તો પછી તમને જ ના સંભાળીએ બીજું શું કામ સંભાળીએ તો કે અર્જુન એમાં એવું છે કે સદા તદ ભાવ ભાવિત આખી જિંદગી જે એને ભાવના કરી છે આખી જિંદગી જે એને ચિંતવન કર્યું છે એના મય થઈ ગયો હોય છે તદ ભાવ થઈ ગયો હોય છે એ મય બન્યો હોય છે એટલે ધારે તો પણ એને હું યાદ ન આવું એને જેનું ચિંતવન કર્યું છે એ જ યાદ આવે ભરતજી એવા ભાવમય થયા કે એને નારાયણ યાદ ન આવે એને મૃગલું જ યાદ આવે આ ચિત્તનો સ્વભાવ છે અર્જુન એમાં હું શું કરું એ મય થઈ ગયો અરે પાંચ દિવસ માટીના દોણામાં ડુંગળી ઘાલી રાખીએ તો પછી ડુંગળી કાઢી લઈએ તોય પછી દિવસો મહિનાઓ સુધી એ દોણામાં ડુંગળીની ગંધ જાતી નથી તો પછી આ ચિત્તમાં એસી એસી નેવું નેવું વર કદડા ને હલીમેળ બધું કરી દીધું હોય એ પછી ગંધાયા વગર રે એ છેલ્લે નારાયણ સાંભળે એ બધા ડુંભાળા ને એ બધી ગંદકી સદા તદ ભાવ ભાવિત મારી મણી ક્યાં ગોટો વળી જાય ડોંગરેજી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે ડોસો મરણ પથારીએ પીડ્યો અવાચક જેવો થઈ ગયેલો હબળક હબળક થતો હતો છોકરાઓ ઘરના બધા ઉભા રહી ગયેલા આમ ધન સંપત્તિ વાળો એટલે એમાં વળી એને હણકો આવ્યો જરીક વાસા વાહ સા એટલે ઓલા ઘરના છોકરા બધા ઉભા થઈ ગયા બાપાને પેલા તો બધું જમીનમાં દાટતા ને એટલે કે બાપા એ વારસામાં કાંઈક છે ને ક્યાંક દાયટું છે કેવું છે પણ જીવનો લવો વળતો નથી જો બોલી જાય તો કડદો મળી જાય માટે બાપાને બોલતા કરવા જોઈએ ડોક્ટરની પાસે હડી કાઢી ડોક્ટર સાહેબ કે જરાક આવી તકલીફ છે ને તમે જો એક ઇન્જેક્શન એવું મારી દો બાપાને જરાક સુરત આવી જાય તો વારસો બતાવતા જાય તમારું કામ થઈ જાય ડોક્ટર દોડ્યો ને એક હજાર વાળું ઇન્જેક્શન કાઢ્યું અને બાપાને ઘત દઈને ઇન્જેક્શન મારી દીધું ઇન્જેક્શન નો પ્રભાવ તરત બાપો આમ સુરતામાં આવ્યો અને બોલ્યો માળા ઓટીવાળ તમે અહીં બધા ઉભા છો પેલો વાછડો હાવણી ચાવે છે વાહ સા સાવરણી બાપો ગુજરી ગયો હજાર રૂપિયા દેણું કરતો ગયો આ લોચો નીકળે હે નારાયણ કરવું છે આ હા હા લાવ એમ નારાયણ આવતો હોય તમે આ ભગવાન હું કામ કિરાય અમથા કિરા એક જણો પથારીએ પીડ્યો હતો તે ઘરના બધા છે ને આ આપણે સાંભળેલું હોય ને એટલે બધા કોઈ મને ગીતા બોલવાનું કોઈ ધૂન મંડે કરવાની એવું બધું મંડે કરવાનું પણ હકીકત હોય છે હોય પછી તમે બધું ગમે તેટલું ભાંભોડા નાખો ઓલું સાંભળતો જ ન હોય શું કરે એ સાંભળવું ના સાંભળવું એ તો ઉપેરવાળો કરાવે ને આ બધું સંભળાય જ દેશો ગમે એટલી રાયડું નાખો કાનમાં ગીતાની પણ ક્યાં સાંભળે ધૂન કરો તો ક્યાં સાંભળે સાંભળનારો ગુમ એ તો કર્મ આડા ફરે તે એક જણો પડેલો અને આ બધા ઘરના ને બધા છે ને ધૂન ભજન કીર્તન કરેલા આમ માળો પીડ્યો પીડ્યો કઈ બોલે તો શું બીજું મૂંગો મરી ગયો તો સુદબુદ્ધ હતી નહીં એવી ખાસ નહોતી કુટુંબ આખું એવું બસ અંતકાળ સુધરી જાય નહીં કામ થઈ જાય આપણું કર્તવ્ય છે ધૂન કરો ધૂન કરો આખું ઘર બેઠેલું એમાં ડોસાનો હાથ આમ થયો એટલે ઘરના બધા કે જોયું ધૂન કરો જોરથી આમને ભગવાનનું દર્શન થાય છે હાથ જોડે છે ભગવાનનું દર્શન થયું છે વાહ વાહ કેવો સત્સંગનો હરિગુણનો પ્રભાવ છે અંતકાળ સુધરવામાં છે જોરથી ધૂન કરો ઓલો ડોસો આમ હાથ જોડે છે ભગવાન આવી રહ્યા છે ભગવાન કૃષ્ણ દેખાઈ રહ્યા છે આમ એના ચેષ્ટા ઉપરથી દેખાય છે એનો ભત્રીજો બેઠો હતો ને એ કે આને ભગવાનના દર્શન ન હોય આ મારો કાકો છે એને હું ઓળખું અરે પણ તને શ્રદ્ધા ન હોય તું અત્યારનું બે ચોપડી ભણી ગયો એટલે આમ જોતો નથી આમ હાથ જોડે છે ને અત્યારે એને બરાબર આમ ચિત્ત લાગ્યું છે છાનુમનો બેસ કઈ વાંધો નહીં બોલે આમ કર્યા જ કર્યું કેટલી વાર સુધી એ કે આ નહીં મરે આને હું ઓળખું છું આને ભગવાનના દર્શન નથી થતા એ બીડીનો બંધાણી છે ને બીડી પીવી છે મને કરવા દો એ નહીં તો તમે ધૂન કરી કરીને થાકશો તો આ નહીં ગોટો વળે અને પેલા ભત્રીજાએ કોઈનું માયના વગર તરત સડપ દઈને બીડી હળગાવીને આમ એના હાથમાં મૂકીને જરાક એને ટેકો દઈને મોઢે અડાડી ઓલે ફૂંક લીધી ફૂ કરતો વયો આવે અંતકાળે આવે પ્રભુ ગોવિંદ ગિરધારી આવે કેમ આવે નથી આવતો એમ સદા તદ ભાવ ભાવિત કેટલાયના ખેતરડા કેટલાયની માલ મિલકત ને ત્યાં બધા પ્રેત થઈને કેટલાય આંટા મારે છે આ સૃષ્ટિ ઉપર નજર કરીએ કોઈ જાતો નથી એમ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એક દ્રષ્ટાંત કીધું છે કે મારા સુરતમાં વાણિયાનું કુટુંબ બંગલા સારા બનાવ્યા પછી કુટુંબ સાથે ફરવા નીકળ્યા દરિયામાં ગયા વાહણમાં બેસીને એમાં દરિયામાં આઘા આઘા ગયા તોફાન ઉપડ્યું ને માળું કુટુંબ આખું દરિયામાં ડૂબી ગયું પણ એના મકાન નવા બનાવ્યા એમાં જીવ રહી ગયેલો મરી ગયા દરિયામાં પછી નવા મકાનમાં આવીને ભૂત થઈને રહ્યા કારણ કે ભાવ ત્યાં છે તન્મય છે સદા તદ ભાવ ભાવિત બીજે ક્યાંય જતો નથી માટે એવી રીતે કઈ અંતે એ તો ગાંધીજી કેવો તન્મય થયો ત્યારે ત્રણ ગોળી લાગે ને હે રામ કઈ પોઢી જાય એમ રામ આવે આમ રામ ન આવે એટલે જે લખ્યું છે હા છતાંય હું વિશ્વાસ ધરાવું છું કે ધણીનો કોઈ ધણી નથી કદાચ એને મોજ આવે અને કોઈને સુરતા લાગી જાય ફણક પડી જાય તો એને પ્રેઝન્ટમાં એને અક્ષરધામ આપવું હોય તો આપી શકે એ એની પોતાની હાથની વાત છે આપી શકે પણ રેર કેસ બને કેસ તો ક્યાંક જ બને બાકી સાગમ તો બને નહીં એ હકીકત છે એટલું તમારે સ્વીકારવું પડે મારું આ વસ્તુ આવી જ રીતે બને એટલે સદા તદભાવ ભાવિત એટલે હવે અંતે યામતી સા ગતિ એનો શું વસ્તુ સ્થિતિ છે એ આપણે જરા જેટલું યથામતી જાણી લીધું પણ આમાં એક શબ્દ મુકતા ગયા છે એને જરા જોતા જાય એમાં એમ કહ્યું કે વિમુખ હોય અને બોલતા ચાલતા દેહ મૂકે તો પણ એનું કલ્યાણ થતું નથી તો વિમુખ બે પ્રકારના છે એક તો સત્સંગમાં વિમુખ હોય અને સત્સંગની બહાર પણ વિમુખ હોય સત્સંગની બહારનો વિમુખ જેને ભગવાનની સાથે કોઈ સંબંધ નથી કોઈ આશ્રય નથી કોઈ લેવા દેવા નથી એ બહારનો વિમુખ છે અને સત્સંગનો વિમુખ એ વચનામૃતમાં મહારાજ બતાવે છે કે જે સંતનો દ્રોહી હોય મોટા સંત મહાપુરુષ અને ભગવાનના અવગુણ ગાતો હોય ને એનો દ્રોહ કરતો હોય એ વિમુખ છે ભગવાનના સંતને જે પજવતો હોય તો સત્સંગમાં હોવા છતાં પણ વિમુખ છે અને એવા જે જે વિમુખ હોય એને ભગવાને પોતે તેડવા માટે ધક્કો ખાધો નથી ભલે ગમે તે રીતે હોય આ વિમુખ છે એટલે આપણે સન્મુખ રહેવું પડશે એક તો જો આ લાભ લેવો હોય તો કોઈ ને કોઈ એવા સારા સદગુરુ ખોળી અને ભગવાનની સ્વચ્છ શુદ્ધ ઉપાસના શીખી અને એના દ્રઢ આશ્રય જવું પડશે કંઠી માળાએ ધારવી પડશે આજના લોકમાં ઘણા ટીકા કરે છે કંઠીની પણ ભાઈ તમને શું ખબર કે આ તુલસીની એક સદગુરુ થકી કંઠી આવે છે ત્યારે કેટલો રાહમાં ફરક પડે છે માટે કોઈ ને કોઈ સદગુરુ પાસે વર્તમાન ધારણ કરી આશ્રિત ભગવાનના થવું અને બન્યા પછી એને સન્મુખ એની આજ્ઞામાં એની મરજી પ્રમાણે જીવન વિતાવે એ સન્મુખ છે નહીતર વિમુખ છે તો વિમુખ છે એની મહારાજ જવાબદારી લેતા નથી ભલે ગમે તે રીતે દેહ છોડે પણ એની ગતિ ન થાય એ દુર્ગતિ જ થાય આટલી વાત પતાવ્યા પછી શ્રીજી મહારાજે છેલ્લે એમ કહ્યું કે ભગવાનનો જે દાસ છે એને દર્શને કરીને તો બીજાનું કલ્યાણ થાય છે તો એનું કલ્યાણ થાય એમાં તો શું કહેવાનું એમ કહીને પછી દાસપણાનું જે વિવરણ કર્યું છે આ જે આખો પાયો કદાચ અંતે યામતી સા ગતિનો છે જેમ પેલા આગલા પ્રશ્નમાં ભક્તપણા ઉપર વજન હતો એવી જ રીતે અહીંયા દાસપણા ઉપર વજન છે શ્રીજી મહારાજ જયારે જયારે કંઈક કંઈક બાંધે છે ઉપસંહાર ત્યારે એટલો અદભુત બાંધે છે કે હવે જે દાસ છે ને એની આ વાતો છે ભાઈ એની આ ગતિની વાત છે એની પ્રત્યે હું કૃપાળુ છું કરુણાળુ છું મારું સર્વસ્વ આપવા તૈયાર છું તો દાસ પણ દાસના લક્ષણ શું એમ કહીને મહારાજે બધા જ દાસના લક્ષણો બતાવ્યા છે થોડું ટૂંકમાં ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે પેલી બાબત આવો જે ભક્ત છે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે હવે દેહને મિથ્યા જાણ્યો ક્યારે ગણાય આત્માને સત્ય ગણ્યો ક્યારે ગણાય એ તો જ્યારે દેહમાં કષ્ટ આવે દેહનું માન અપમાન થાય ત્યારે ખ્યાલ પડે કે આત્માકાર વૃત્તિ કેટલી છે ને દેહકાર વૃત્તિ કેટલી છે તો એવી રીતે દેહને મિથ્યા જાણે પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવાને જે પદાર્થ તેને ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે વચનામૃતમાં કીધું છે પોતાના સ્વામીને ભોગવાના પદાર્થ પોતે ભોગવાને ઈચ્છે નહીં અરે અરે જુઓ ને કે રામચંદ્રજી ભગવાન ધરતી ઉપર સુતા તો સેવક ભરતજી એ નંદી ગ્રામમાં ખાડો ગાળીને ધરતીમાં સૂતા કેમ કે મારો સ્વામી ધરતી ઉપર સુવે તો સેવકથી ધરતી ઉપર ન સુવાય સ્વામીને ભોગવાના પદાર્થ કોઈ દિવસ દાસ ભોગવે નહીં બહુ સરસ ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું એવી જ રીતે જુઓ શિવજી છે એ ભગવાન નારાયણના ભક્ત છે તો શિવજીએ પોતાની પૂજા વિધિ માટે તુરત જ ગુલાબ મોગરા ડોલર ફૂલ છોડી દીધા કે ના એ તો મારા પ્રભુ ઈષ્ટને માટે સામગ્રી છે સેવકથી ન ભોગવાય માટે કોઈને ઉપયોગ ન આવે એવો ધતુરો મને ચડાવજો કરેણ મને ચડાવજો બાકી કઈ નહીં તો પ્રભુનો દાસ ભક્ત આવી રીતે વર્તે હનુમાનજી દાસ ભક્ત છે તો કોઈ પુષ્પ એમણે પણ ન સ્વીકાર્યા અને કોઈને કામ ન આવે એવો આંકડો પોતાને માટે પસંદ કર્યો આપણે આમ નાકે અડાડીએ ને તો ઉધરસ ચડી જાય એવો આંકડો છે પણ હનુમાનજી કે મને એ ચડશે પણ મારા સ્વામીને જે વસ્તુ ઉપયોગ આવે એ હું સ્વીકારું નહીં આવું દાસપણું છે એટલા માટે આપણે એ ધ્યાન રાખવાનું કે જે જે સારામાં સારા પદાર્થ હોય એ તો મારો સ્વામી ભોગવે હું દાસ એને ભોગવી ન શકું ત્યારે જે કોઈ હવે સ્વામીની સાથોસાથ ડોળમાં ચડી જાય ને એ પદાર્થો ભોગવવા માંડે તો એ દાસ રહેતો નથી દાસનું તો લક્ષણ છે કે જે કાંઈ સારું પદાર્થ દેખાય તો તુરંત એમ થાય કે આને મારો પ્રભુ ભોગવે બસ માનબાઈ પોતાના ઘરમાં રોટલા ઘડે એક રોટલો ફૂલીને તાવડીમાં દડા જેવો બાજરાનો થયો તો ને એમ થયું કે આ હા આ રોટલો તો મારો પ્રભુ સ્વામિનારાયણ જમે એવો છે પણ અભાગણી એ અત્યારે ક્યાં હશે મારો નાથ નહીતર સારો રોટલો ફૂલે તો આપણને એમ થાય ને કે આ રોટલો હું ઘી ભરીને ખાઈ જાઉં આને એમ થયું કે આ તો મારો પ્રભુ જમે પણ ક્યાં હશે જો આવે તો એને જમાડું એવા ને એવા મનખા મનમાં રહી ગયા મજૂરો માટેનું ભાત હતું આખા ભાતમાં દસ પંદર રોટલાનો થપ્પો ઉપર શાક મરચાની જે કાંઈ હશે સામગ્રી લઈ માનભાઈ ખેતર ઉપડ્યા પણ શ્રીજી મહારાજે સંકલ્પની નોંધ કરવી દિવ્ય રૂપે માણકી ઉપર રામ રમા જમા રમા જમા રમા જમા કરતા આવ્યા માનબાઈને કીધું માનબાઈ અરે રે મહારાજ તમે હા માનબાઈ ભૂખ્યા થયા છીએ એટલે આડફળું બાંધ્યું છે એક ઝાડનો છાંયો છે અહીંયા ભાત મૂક અને મને તું ખાવા દે માનબાઈ કે આ મહારાજ મારા આવા ક્યાંથી ભાગ મારે ઘેરે ચાલો હું તમને સરસ મજાની રસોઈ અબ ઘડી પલકમાં બનાવી દઉં મહારાજ તમારી કૃપાથી મારી પાસે એવી કળા છે હું તમને સરસ મજાના ચૂરમાં બનાવી દઉં આ રોટલા તો મજૂરને ખાવાના છે એમાંથી હું તમને નહીં જમાડું માનબાઈ પણ ભૂખ લાગી છે અત્યારે મારે ચૂરમું નથી ખાવું મારે બાજરાનો રોટલો ખાવો હું અત્યારે જમાડે અત્યારે મારે નીકળી જવું છું મારે એક કામ નથી માનભાઈ તું સમજતી કેમ નથી હા મહારાજ લ્યો બેસી જાઓ રોટલો એક ઉઠાવીને આપ્યો મહારાજ કે આ રોટલો નહીં મારો રોટલો આપ અરે મહારાજ આ બધું તમારું જ છે આમાં અમારું ક્યાં છે એમ નહીં મારો રોટલો આપ માનભાઈ તો ભૂલી પડી ગયા ભક્તો તો ભોળા સંકલ્પ કરે ભૂલી પણ જાય સંકટમાં પેલો પડે એક પછી એક રોટલો ઉઠાવતા પછી જે રોટલો આવ્યો એટલે મહારાજ કીધું જો માનભાઈ આ રોટલો મારો જયારે ફૂલ્યો ને ત્યારે તે સંકલ્પ કર્યો આ તો મારો પ્રભુ જમે એવો છે એટલે જમવા આવ્યો છું બાકી મને કઈ ભૂખ કે ભૂખાળવો નથી હો અને મહારાજ એ રોટલો પ્રેમથી જમીન પછી અદ્રશ્ય થઈ ગયા એટલે પોતે જે કાંઈ પદાર્થો છે એમાં સારું દેખાય બધું જ મારો ઠાકોર ભોગવે અને વધ્યું ઘટ્યું એ છે હું ભોગવું આપણે જુનાગઢ દેશમાં તો એવા સાધુ થયા છે કે આખું મંદિરના સેવકો પરિચારકો મોટા સંતો બધા જમી લે પછી એવા સાધુ પુરુષો પછી ભંડારમાં જાય અને જે વધ્યું હોય એ જમી જાય એકલું શાક વધ્યું હોય તો એકલું શાક જમી જાય અમે તો સેવક છીએ અમારાથી મોટાના ભોગવેલા ભોગ એ અમારે ન ભોગવાય આવું જ દાસપણું છે એ સામાન્યને આવતું નથી અને આપણા માટે કોઈ પણ સારું પદાર્થ સમજો આવ્યું અને આપણે ભોગવવું પડે એવું જ હોય તો એ વસ્તુ સીધે સીધી ન ભોગવે એ પ્રભુને અર્પણ કરી મહારાજ તમે ભોગવી લો તમે વાપરી લો મારો ભાવ છે અર્પણ કરીએ અને પછી તમારે ભલે અઢી હજારની સફારી હોય ટટકારો અમારે પણ એ પદાર્થ ઠાકોરજીની પાસે જવું જોઈએ કોઈ એમ કહ્યું કે લ્યો સ્વામી આ ફળ ફૂલ છે તમે વાપરજો એમ સીધે સીધું જો ખાઈ જાય તો મરો સમજો પણ એ ફળ ફૂલ લઈને ઠાકોરજીને અર્પણ કરે મહારાજ તમારે માટે આવ્યું છે તમે એનો સ્વીકાર કરો અને પ્રસાદ મને આપો તો સ્વામીને ભોગવાનું પદાર્થ પોતે ભોગવું ન કહેવાય આ મર્મ છે એ દાસ છે અને પછીની જે વાત કરે છે કે પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ છે જેમ સ્વામીની મરજી એમ એની કાયા વળે જેમ પવન ઢળે એમ ધજા વળે અને અદભુત દ્રષ્ટાંત તો છે જ સુંદરજી સુથાર કચ્છમાંથી નીકળ્યા છે મહારાજાના પુત્રને પરણાવવા સરદાર બાજુ નીકળ્યા છે એ વખતે કુંવર જ્યારે એવું હોય ત્યારે બધે ન જતા પણ એની જગ્યાએની તલવાર એને ખાંડું કહેવામાં આવી ખાંડાને શણગારીને એ વેલમાં એટલે કે રથમાં લાવવામાં આવે અને એની સાથે સામે જે કન્યા હોય ચાર ફેરા ફરે અને કન્યાને લઈને વેલડું પાછું વતનમાં પાછું ફરે એ રીતે સુંદરજી સુતાર દિવાન હતા એટલે રાજાના કુંવરને પરણાવા નીકળ્યા છે કાઠિયાવાડમાં અને સરદારને પાદર આવ્યા ત્યાં એમણે સાંભળ્યું કે અહીંયા તો ભગવાન બેઠા છે સ્વામિનારાયણ પ્રભુ અહીંયા છે મારો નાથ અહીંયા છે એટલે વેલડાને બધાને પાદર રોકી દીધા ને એમ કહ્યું કે અહીંયા બધા વિશ્રામ કરો હું મારા નાથનું દર્શન કરીને આવું છું અહીંયા એ હોય અને હું નીકળી જાઉં આવ્યા છે દર્શને મહારાજ તો આમ આડે પડખે સુઈન માથે આછી પામરી ઓઢીને સરદારમાં એક ભવનમાં પોઢ્યા હતા ધીમેકથી આવીને કમરામાં પ્રવેશ કરી સુંદરજી સુથાર દંડવત કરવા માંડ્યા દંડવતનો અવાજ થયો સેજે ઘસરકાનો એટલે મહારાજ પોઢતા પોડતા એમ બોલ્યા કે કોણ એટલે જવાબ આપ્યો મહારાજ દાસ આપનો દાસ એમ કે કોણ અરે મહારાજ આપનો દાસ હા દાસ તો દાસનું લક્ષણ શું અરે મહારાજ જેમ માલિક કહે એમ કરે એ દાસ એમ મહારાજ ફરાક દઈને બેઠા થઈ ગયા ઓહો આ મારો દાસ સુંદરજી સુંદરજીભાઈ શું બોલ્યા જેમ કહો તેમ કરે એમ સાધુ કરવા છે ચાલો ભલે મહારાજ હું રાજી છું હવે પાદર વેલડા ઉભા છે ભુજનો દિવાન છે પૂળો પૂળો મોભિયા મૂછો આમ થોભા રહી ગયા હોય એ જમાનામાં માથે વાળ એવી રીતે મોભા હોય ઉઘાડું માથું ના હાલે અને મૂછ વગરનો તો કોઈ ન એ તો હવે બધું નીકળી ગયું છે મરદ કોઈ દી મૂછ વગરનો ન હોય નહીતર એવા આંકડા ચડાવ્યા બાજુવાળાને અડાડે તો લોહીનો ટસ્યો ફોડી નાખે સુંદરજી સુથારને કીધું કે દાસ છો તો અમારે સાધુ કરવા છે વાળંદને બોલાવીને કીધું કે આમને મૂંડી નાખો તોલો કરી નાખ્યો વાતું નહીં તોલો કર્યો મૂછું મુંડાવ્યું દાઢી મુંડાવી બધું જ કાઢાવી અને ભગવી એક ચાદર મંગાવી વચમાં કાણું પાડી મહારાજે પોતે અને સુંદરજી સુતારને અલ્ફી પહેરાવી દીધી એમ કહ્યું સુંદરજી જાઓ કાશીની યાત્રા કરીને પછી કાઠિયાવાડ બાજુ આવજો નમને મળજો જાઓ સુંદરજીભાઈ એ જ રીતે એમ નમ ભગવી કંથા પહેરીને ચાલી નીકળ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બધો ખેલ હાલતો હતો ને ત્યારે મુક્તાનંદ સ્વામી આવીને બેઠા હતા પણ એ દાસ એટલે બોલે નહીં જોયા કર્યું બધું પણ બધું પતી ગયું ને આમને કાઢી મૂક્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું મંદ મન હસતા હસતા સ્વામી અમે સારું કર્યું ને મહારાજ સારું કર્યું કે ખરાબ કર્યું તો હું કોણ કહેનારો આપ સારું જ કરો પણ મહારાજ આ ત્યાગી વૈરાગ્યો અમને જે પાછળ પડ્યા છે જે ધોકા મારે છે ઢીંઢા ભાંગી નાખે છે ક્યાંય રહેવા જેવું જ્યારે અમને ક્યાંય નથી દેખાતું ત્યારે મહારાજ મારના માર્યા જીવ બચાવવા ક્યારેક ક્યારેક અમે ભુજ બાજુ નીકળતા ત્યારે સુંદરજી દિવાન હતા એટલે આ સંતો આપણા સંતોને આશ્રય મળતો અને દવા દારૂ થતા હાજા નરવા થાય પછી પાછા વૈરાગ્યનો ધોકા ખાવા કાઠિયાવાડમાં આવતા હવે એ એક સ્થાન હતું એ પણ પ્રભુ ટળી ગયું બસ એટલું મહારાજ કે અરે રે રે રે રે સ્વામી આ તો ખોટું થયું હું તો સંતોનું સારું કરવા ગયો એમાં સંતોનું થોડું ખરાબ થઈ ગયું માણસને બોલાવ્યો પાર્ષદ તો જી મહારાજ જાઓ સુંદરજીભાઈને બોલાવી આવો કે તમને પ્રભુ બોલાવે છે સુંદરજીભાઈને બોલાવે કીધું મહારાજ બોલાવે તરત આવ્યા દંડવત કરવા માંડ્યા મહારાજ એ જ પાછો પુકાર કોણ મહારાજ દાસ તો દાસનું લક્ષણ શું અરે મહારાજ જેમ કહે તેમ કરે એમ આ બધા જ કપડાં ઉતારીને પાછો તમારા સુરવાળ ને જામાન મંડીલ બાંધી લ્યો સુંદરજીભાઈ કે ભલે મહારાજ એ જ રીતે પાછું બધું સળગાવી લીધું પણ આ તોડી નાખ્યું મૂછો મૂછો એ ક્યાં જાય એ અત્યારે નકલી મળે છે અને મળતી હોય તો અહીંયા ગામડામાં ક્યાંથી મળે સુંદરજીભાઈ છતાં કંઈ પણ બોલ્યા વગર એ મને પાછા મહારાજની રજા લઈને મહારાજ હું રાજાના કુંવરને પરણાવા નીકળ્યો છે એટલે ત્યાં જાઉં છું તો મહારાજ ઢીલા પડી ગયા અરે રે આવું હતું તો અમને કેમ કીધું નહીં જાણે કઈ જાણતા જ ન હોય તો તો તમારી બે આબરૂ થશે આમાં તો મોટો પ્રસંગ છે મહારાજ આપની આબરૂથી કોઈ બીજી મોટી આબરૂ નથી બસ મને રજા આપો દાસ જાય છે સુંદરજીભાઈ ગયા પણ આ બધું ઉતરાવીને આવ્યા હવે કોઈનું મરણ હોય આવું હોય ત્યારે આ સુવાળું ઉતારવું ગામડામાં કહેવાતું અને આ તો મંગલ પ્રસંગમાં કોઈ મૂંડો કરે તો અપશુકરનો પાર ન રે અને એમાં સુંદરજીભાઈ આવ્યા એટલે પેલા લોકો કે અરે સુંદરજીભાઈ આ શું તો કે ભાઈ મારી પાસે માનતા હતી એ માનતા પૂરી કરી આવો બીજું કાંઈ નથી શું માનતા હતી કે આ રાજાનો કુંવર અઢાર વર્ષનો થાય ત્યારે ધામધૂમ એને પરણાવું ત્યારે મારા ગુરુને વચ્ચે મળું ત્યારે પગે લાગુ ત્યારે મારા વાળ ઉતરાવીને અર્પણ કરી દઉં જેથી મારો રાજાનો કોર હેમ ખેમ પરણે એ મારી માનતા હતી મેં પૂરી કરી એટલે અપશુકન જરાય નથી આ બુદ્ધિમાંથી કાઢવું પડે અને પેલા બધા ખુશ થઈ ગયા ધામધૂમથી રાજાના કુંવરના ખાંડાને પરળાવીને ભુજ વેળા થઈ ગયા પછી એમાંથી એક બીજો પ્રસંગ છે પણ એ કરવાની જરૂર નથી પણ દાસનું લક્ષણ તો બરાબર ભજવી જાણ્યું એવો જે છે એ ભગવાનનો દાસ છે અને એવો જે દાસ થયો એના દર્શને કરીને તો અનંતનું કલ્યાણ થાય તો એનું કલ્યાણ થવા એમાં શું શંકા છે અને એવા દાસ હું ને તમે થયા હોય તો પછી અંતે સુરતા રહે કે ન રહે એ ઉભો છે અને એવા ન થયા હોય તો પછી હજી કંઈક ગોટાળા છે એટલે આ વચનામૃત ન તો કોઈ બાંધછોડ કરે છે તેમ ન તો કોઈ કૃપામાં કઈ સંકોચ રાખે છે કૃપા જરૂર કરે છે પાસ પાસ ઉભા છે કરુણાના નિધિ છે એવા પ્રભુએ આપણને કૃપા કરી કરીને ખૂબ સરસ રીતે આ વચનામૃતો વહાવ્યા છે આપણે ધ્યાનથી શ્રવણ કર્યું છે એને આપણે ચિત્તમાં ધારીએ અને એ મય બનીએ એવી અભિક્ષા સાથે આ વચનામૃતને અહીંયા પૂરું કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ